ગુરુને પ્રણામ હા આશીર્વાદ હો ગુરુને પ્રણામ આશીર્વાદ ઓર કોઈ નથી જોડાયું હજી કોણ જોડાયું ચલો ઈલક કરો મંગલાચરણ જીજી તમને પ્રણામ જીજી હા તનુ પણ જોડાય છે ચિંતા સંતા નહંતારો યત્પાદાંબુજરે નવ ક્રિયાણામ તંજાચારા પ્રણમામી મુર્મુર્મુ तदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् अहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानति निरान्दस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरमिलितं येन મૈત્રી ગુરુવે નમ નમામિ હૃદયે શેષે લીલાક્ષિરા દિશાયનમ લક્ષ્મી સહસ્રલીલાવી સેવ્યમાનમ કલાનિધિમ ચતુર્ભીશ ચતુર્ભીશ ચતુર્ભીશ सर्वीर्विराजते यो कञ्चदारजये मम સુંદર અચ્છા હવે આપણે કાલે ગદાધરદાસજી નો ત્રીજો પ્રસંગ જોયો વણઝારાનો બેલ લેવા માટે આવ્યો હતો તે એમાં આપણને હજી આચરણ અને એના પાછળ છુપાયેલો કોઈ નિયમ સિદ્ધાંત એ શોધવાનું છે હવે તમે બતાવો આમાં શરૂઆત કરો કોઈ પણ જેને પણ સૂચતું હોય तो सो गांव में आई दस पंद्रह गदाधर दास के सगे ब्राह्मण ब्राह्मण ने બ્રાહ્મણ શું કરો છો તમે શું કરવું છે હા વાર્તા થોડી વાંચવાની છે આચરણ બોલો શું આચરણ છે એમ જ બોલો ને વાર્તા વાંચવાની સગા સંબંધી બેઠા હતા અને તે ગદાધર દાસજીની ઈર્ષા કરતા હતા તે વાક્ય છે અને તેના ઉપરથી પ્રશ્ન થાય છે કે તે લોકો ગદાધર દાસજી ની ઈર્ષા શું કામ કરતા હતા એટલે ભક્ત થયો છે ભક્ત થયો છે તો આ જવાબ છે કાલે આપણે આ વાત નો વિચાર કર્યો ને ઈર્ષ્યા એટલે શું એના પ્રસંગમાં ઈર્ષ્યા એટલે શું એટલે આપણાથી કોઈ ઊંચી પોસ્ટ નું હોય એટલે એક માણસ ગરીબ હોય ને એક અમીર હોય તો જે ગરીબ માણસ છે તેને આ શબ્દને સમજાવવો જોઈએ કે જે પૂછવામાં આવતો શબ્દથી જુદો હોય ચાલો બીજા કોઈ ફરીથી કરો ઈર્ષ્યા એટલે શું જે ઈર્ષ્યા એટલે આપણે બધા એક લેવલ પર હોઈએ પછી કોઈ આપણાથી ઊંચી લેવલ પર જતું રહે તો આપણે ઈર્ષ્યા થાય જો ફરીથી ઈર્ષ્યાના જવાબમાં ઈર્ષ્યા જ આવી ગયો તો જવાબ ન થયો ને ઓર કોઈ પ્રયત્ન કરો જે જે આપણા લેવલથી જે ઉપર જતું હોય તેના પ્રત્યે આપણો જે ભાવ પ્રગટ બરોબર હવે ભાવ કેવો છે કોઈ કોઈકના પ્રત્યે આપણે ચૂબવું એટલે એ સારો ભાવ છે કે ખરાબ ભાવ ભાવ બધા જાતના હોય ખરાબ ભાવ તો એક જાતનો ઈર્ષ્યા એટલે કોઈક જાતનો ખરાબ ભાવ છે હવે એનું વર્ણન જેમ મુદિતે કર્યું તમે એને સરળ શબ્દોમાં સમજો કે કોઈક આગળ વધતું હોય એ આપણાથી સહન ન થવું કોઈની પ્રગતિ આપણાથી સહન ન થવી એનું નામ એ છે શું કોઈકના પ્રગતિ આપણાથી સહન ન થવી કોઈની પ્રગતિ આપણાથી સહન ન થવી એનું નામ એ છે સમજો પ્રગતિ એટલે આગળ વધવું કોઈ પણ ક્ષેત્ર હોય હવે જો આ બ્રાહ્મણો જે હતા એમના ગદાધરદાસજીના સગા જ્ઞાતિના બ્રાહ્મણો એમને ગદાધરદાસજીની ઈર્ષ્યા થતી હતી એટલે એમણે વણજારાને ગેરમાર્ગે દોર્યો ગદાધરદાસજીને હેરાન માટે આ એક એમનું આચરણ છે કોનું જ્ઞાતિના બ્રાહ્મણોનો હવે પ્રશ્ન એ છે કે કોઈને ગેરમાર્ગે દોરવું આ જે આચરણ છે એના પાછળ કયો નિયમ સિદ્ધાંત કામ કરી રહ્યો છે કોઈને ગેરમાર્ગે દોરવું એના પાછળ જે ગેરમાર્ગે દોરે છે એવું શા માટે કરે છે આપણે પૂછીએ એનો ઉત્તર શું હોય કેમ કે તેને તેને તે માણસ થી કઈ દુશ્મની કે એવું ભાવ છે ખરાબ ભાવ છે એટલે તેને એટલે જે સગા સંબંધીઓ હતા તેને ગદાધર દાસજી થી કઈ ખરાબ ભાવ હતો એટલે એટલે એમણે એનો બદલો તો ન કહેવાય પણ હા પણ હવે હું તમને એમ કહું ચલો એક વાત થઈ કે એના પ્રત્યે એમને ખરાબ લાગણી હતી પણ ખરાબ લાગણી તો આપણને ઘણા બધાના વિષયમાં હોય હોઈ શકે પણ આપણે બધાનું આવું બુરું ન કરી કરતા હોઈએ પણ કોઈકનું જયારે ગુરુ કરવામાં આવી રહ્યું છે એનું ખરાબ કરવામાં આવી રહ્યું છે તો એના પાછળ નું કારણ શું એનાથી એમને શું લાભ થાય એટલે તેને આનંદ આવે કોઈને એટલે બીજાને હેરાન કરવાનો આનંદ આવે હવે બીજાને હેરાન કરવામાં આનંદ આવવો આ કઈ જાતની મનોવૃત્તિ કહેવાય કેવો ભાવ કહેવાય ખરાબ ભાવ ખરાબ ભાવ છે ખરાબ ભાવ કોની અંદર આવે છે દુષ્ટ લોકોની અંદર હવે જો આમાં રહસ્ય શું છે કે જે દુષ્ટ લોકો છે એ લોકો પોતે ગદાધરદાસજી ના જે ગુણો છે એ ગુણો પોતાની અંદર નથી લાવી શકતા એટલે ગદાધરદાસજી જે પ્રકારે વિરક્ત થઈ ગયા બધો વ્યવસાય છોડી દીધો અને ઠાકોરજીમાં પોતાનું મન લગાવીને ભક્તિભાવ વાળા થઈ ગયા આ એમના સદગુણો છે એ સદગુણો એ વ્યક્તિ ન અપનાવી શકે ઈર્ષા થઈ રહી છે એટલે એમ મનમાં એમ તો છે કે આગળ વધી ગયા બરોબર ને આગળ વધી ગયા તો આપણા મનમાં શું ભાવ આવવો જોઈએ કે આપણે પણ એમના અંદર જે સદગુણો છે એ સદગુણોને આપણે પણ આપણા અંદર જીવનમાં ઉતારીએ પણ આવો વિચાર કોના અંદર આવે જે સજ્જન હોય એમાં સજ્જન હોય એના અંદર સજ્જનને જોઈને પોતાની અંદર સજ્જનતા વધારવાનો વિચાર આવે તો દુર્જન છે એ પોતે સદગુણોને તો કેળવી શકવાનો નથી તો એ શું કરે વધુમાં વધુ કે હું સારું ન કરી શકું તો કઈ નહીં એનું ખરાબ તો કર એ ખરાબ કરીને એને પોતે કોઈક જાતનો સંતોષ માને આનંદ માને એ તામસી આનંદ છે કેવો આનંદ છે તામસી તામસી આનંદ છે તો હવે આપણે આ જો આ જે આચરણ છે કે કેટલાક સગા બ્રાહ્મણોએ વણઝારાને ગેરમાર્ગે દોર્યો અને ગદાધરદાસજીને હેરાન કરવા માટેનો પ્રયત્ન કર્યો આવું એમણે શા માટે કર્યું કેમ કે દુર્જનો પોતે ભલા નથી બની શકતા તો કોઈકનું ખરાબ કરવાની મનોવૃત્તિ એમાં એમને આનંદ મળે છે એટલે એ બ્રાહ્મણોએ ગદાધર દાસજીને હરણ કરવાનો પ્રયત્ન કર્યો એટલે જે વણજારો છે તે સજ્જન છે અને વણજારો તો જે હોય તે વણજારાને તો ખાલી ત્યાં એક નિમિત્ત બનાવ્યું છે ને ના પણ એમ છેલ્લે તરીકે કોઈ કોઈ કોઈ તમે પથ્થર ઉપાડી અને કોઈના કાચમાં ફેંકો પથ્થર સજ્જન છે કે દુર્જન સ્વાધ્યાય એ તો એ તો વસ્તુ છે હા એટલે એને તો ખાલી આપણે નિમિત્ત બનાવ્યું છે પણ તમારા મનમાં સારું કે ખરાબ ભાવ છે વણજારો જે છે એ સજ્જન કે દુર્જન એવું અત્યારે વિચારવાનું નથી પણ વણજારાને જે લોકોએ પોતાની બુરી ઈચ્છાને પૂરી કરવા માટે એક પથ્થરની જેમ નિમિત્ત બનાવ્યો છે એ લોકો દૂર છે સમજમાં આવ્યું ને તો ચલો હવે આ એક પ્રશ્ન કોઈને આમાં કઈ કહેવું છે કે પૂછવું છે ચલો હવે આગળ લો તો વણજારો ગદાધર દાસજીના પાસે ગયો અને એને કીધું કે મને બળદ જોઈએ છે તમે મંગાવી આપો ગદાધરદાસજીએ કહ્યું ભાઈ મને વડદ વડદમાં હું કઈ જાણું સમજો નહીં ગામમાં પૂછો પણ તોય વણઝારો સો રૂપિયા ગદાધર ગદાધરદાસજીને આગળ મૂક્યો અને ચાલ્યો ગયો કે કાલે હું આવીને બળદ લઈ જઈશ હવે આમાં જો આચરણ શું છે વણજારાએ ગદાધરદાસજીને સો રૂપિયા આપીને ત્યાંથી ચાલ્યો ગયો છે આ વણજારાનું એક આચરણ છે આના પાછળ તમે વિચાર કરો શું હોઈ શકે કેમ કે બ્રાહ્મણોએ કીધું હતું કે છેલ્લે એમને કીધું કે તે કદાચ દેશે નહીં તો તેને સમજીને એને કીધું હશે કે તમે ગામમાં તમે ગામમાં ગોતી અથવા તો ક્યાંથી પણ લઈને મને દેજો એટલે બ્રાહ્મણોએ તેવું કીધું કે તેમના પાસે જેટલા જોઈએ તેટલા છે પણ તમે તે કદાચ દેશે નહીં તેવું કીધું બીજા કોઈ લોકો પ્રયત્ન કરો લાલાને કહ્યું એ પણ ધ્યાનમાં લઈશું આપણે પણ બીજા કોઈને કઈ કેવું હોય મને પણ એ લાગે કારણ કે જયારે બંજારા તો જયારે પાછળ થતો હતો ત્યારે એમને એટલે જે બ્રાહ્મણો જે મસ્ત મસ્કરી કરતા હતા મસ્કરી કરી એમની જોડે અને એમને વધારે દાસ જોડે એમને મસ્કરી કરી કે જો કદાચ જો એ બેલ બધી ના આપે તો તમે એમને ત્યાં રાખી દેજો પછી તમે ત્યાંથી જોતા રહેજો ને કહી દીધો કે હું કાલે સાંજે સુધી પાછો લઈ જઈશ એટલે એ પ્રયત્ન કરશે અને તેવું હજી મને એ ન સમજાયું કે આના પાછળ તમે સિદ્ધાંત શું લાવશો એમ આ તો જે બન્યું એ તો વાર્તામાં લખેલું જ છે આના પાછળ છુપાયેલો સિદ્ધાંત શું છે કે જેના કારણે વણજારાએ આવું આચરણ કર્યું જે જે કે અનજાણ ને બીજા કોઈ જે કે આમ કરવાનું હોય તો તે એમ જ કરે એના માટે કોઈ ખાસ શબ્દ વાપરો વિશ્વાસ ભરોસો એટલે આ વણઝારાએ બ્રાહ્મણના ઉપર વિશ્વાસ કર્યો એટલે ગદાધરદાસજીના સામે આવું કર્યું વિશ્વાસને કારણે વણઝારાએ આવું આચરણ કર્યું આપણા બધા જ આચરણો છે એના પાછળ વિશ્વાસ રહેલો છે ભરોસો પ્રાઇમરીલી શરૂઆતમાં આપણે કોઈ પણ આચરણ કરીએ કે કોઈ પણ આચરણ વિશ્વાસના જોરે જ આપણે કરતા હોઈએ છીએ. જેમ આપણે સ્કૂલ જઈએ તો ઘરથી સ્કૂલ અલગ છે. સ્કૂલ આપણને અત્યારે દેખાતી નથી પણ આપણે આપણને વિશ્વાસ છે કે આપણે ત્યાં જઈશું તો ત્યાં સ્કૂલ હશે એ જગ્યાએ નહીં તો માણસ ઘરેથી જાય શું ખબર શું થશે કે નહીં પેલા પૂછા તો કરાવી લ્યો પછી પાછા આવે તો ઘર ના આવે ભૂલેથી પાછા આપણે આવીએ તોય વિશ્વાસ છે કે નહીં ઘર ત્યાં હશે પણ વિશ્વાસ ક્યારેક આપણો તૂટે પણ છે ઘણા બધા વિશ્વાસ ટકેલા છે જે લોકો ધરતીકંપ આવ્યો તે વખતે જે લોકો સ્કૂલમાં હજી પહોંચ્યા નતા એ લોકો જયારે સ્કૂલે પહોંચ્યા હશે ત્યારે એમને તૂટેલી જોવા મળી હશે ને સ્કૂલ જે લોકો ઝંડો ફરકાવવા માટે સ્કૂલમાં પહોંચી ગયા હતા પાછા વળતા એમ થયું ચાલો ધરતીકંપ આવ્યો ઘરે જઈએ તો કોઈકના ઘર પણ તૂટી ગયા હતા તો તે વખતે એમનો જે વિશ્વાસ આટલા વર્ષોનો કે અહીંયા જશું તો સ્કૂલ હશે ને સ્કૂલેથી આવશું તો પાછું ઘર હશે એ વિશ્વાસ તૂટી ગયો હવે વિશ્વાસ તૂટ્યો તો ફરી પાછો વિશ્વાસને આપણે ઊભો કરીએ છીએ કેવી રીતે કે ચલો હવે આપણે જઈશું તો હવે ફરી પાછું આપણને મળશે સ્કૂલ બની ગઈ છે નવી ઘર નવું બની ગયું છે તો હવે એવું નહીં થાય કે આપણે જઈએ ને સ્કૂલ ગાયબ થઈ જાય કે ઘર ગાયબ થઈ જાય સમજાયું ને તો હવે વણજારાએ જે આ આચરણ કર્યું છે એ આચરણના પાછળ શું રહેલું છે રહસ્ય ભરોસો કે વિશ્વાસ અને આપણા મોટા ભાગના આચરણો છે એ વિશ્વાસના જોરે ચાલે છે એ તમે મતલબ એમ સમજો કે સવારના ઉઠવું એવી નાની નાની જે ક્રિયાઓ છે એના પાછળ પણ બહુ મોટો વિશ્વાસ રહેલો છે આદત પણ છે પણ આદતની સાથે સાથે વિશ્વાસ પણ છે તમે અત્યારે આપણે જે જમાનામાં જીવીએ છીએ એ જમાનો હવે ઘણા બધા સાધનો આપણને મળી ગયા છે એને કારણે સગવડ વાળો છે એટલે આપણે જયારે નાહવા જઈએ તે વખતે નળ ખોલતાની સાથે આપણને પાણી મળે છે સમજાયું ને તો નળ તમારી પાણી આવી રહ્યું છે આપણે કેટલો મોટો વિશ્વાસ છે કે આપણે નાગાબુગા થઈને ને બાથરૂમમાં ગયા અને નળ ખોલ્યો અને પાણી આવ્યું તો આ કેટલો મોટો વિશ્વાસ છે આપનો ક્યારેક એ વિશ્વાસ દગો પણ દે આપણને નળ હે ટાંકી ખાલી થઈ ગઈ હોય રાતના લીકેજ થઈ ગયું હોય તો ક્યારેક એ દગો પણ આપી દે છે પણ ફરી પાછો આપણો વિશ્વાસ ઉભો થઈ જાય છે બીજા બે ચાર પાંચ દિવસ સતત પાણી આવતું થઈ જાય વિશ્વાસ પાછો બેસી જાય હા તે દિવસ જેવો હવે નહીં થાય યાદ રહે એ વાત આપણને તો વિશ્વાસના જોરે આપણા બધા આચરણો ચાલે છે એવી રીતે વણજારાએ પણ વિશ્વાસના જોરે ગદાધરદાસની સાથે આવો વ્યવહાર કરે આમાં બતાવ્યું પણ છે પાછળ કે મોસો ગાંવ કે લોગન ને યા ભાતી બતાવે એટલે એ તો થઈ ગયું એ પ્રકરણ પૂરું થયું પછી એને પૈસા પણ મૂકી દીધા પૈસા મૂકીને ફરી પાછો ચાલ્યો ગયો હવે પછી પાછો આવ્યો એ શું કે છે હા જે જે હા બોલ પછી પછી વિશ્વાસ કરીને પાછો જાય છે દાદાજી ના પાસે ઠીક છે હા પણ હવે ચલો બીજો આમાંથી જે એક આપણે લઈ લઈએ જો ગદાધર દાસજીએ વણઝારા એ આપેલા જે રૂપિયા હતા સો એ સોએ સો રૂપિયા ઠાકોરજીની સામગ્રીમાં એમને ભોગમાં વાપરી દીધા ગદાધર નું એક આચરણ છે આના પાછળનો કોઈ સિદ્ધાંત બતાવો નિયમના નિયમના લીધે ગદાધર દાસજીએ આવું કર્યું કયો નિયમ જે ગદાધર દાસજીએ વૈષ્ણવ થયા પછી લીધું કે હું હવે અવ્યાવૃત્તિ વ્યાવૃત્તિ નહીં કરું આ થોડી છે હા શું મારા અરે નિયમ લીધો તો કે જે મને સામેથી મળશે તેનો ઉપયોગ હું ઠાકોરજીની સેવામાં કરીશ તે નિયમ નિયમના કારણથી ગદાધર દાસજીએ તે સો રૂપિયા ઠાકોરજીની સેવામાં ઉપયોગ કર્યો એમણે શું નિયમ લીધો હતો કે હું સંગ્રહ નહીં કરું સંગ્રહ નહીં કરું બરોબર ને તો સંગ્રહ મતલબ જે છે બચત નહીં કરું જે આવ્યું છે એને હું વાપરી દઈશ હવે વાપરવું ક્યાં એના માટેનો બીજો નિયમ છે વાપરવાના તો ઘણા બધા ઉપાય છે ને એટલે વાપરવાનો એટલે તેમણે કીધું તેમણે એ પણ નિયમ લીધો હતો કે જે વાપરીશ તે ઠાકોરજી ની સેવામાં ઉપયોગ કરીશ તે નિયમ ના કારણે ગદાધર દાસજી એ જે સો રૂપિયા હતા તે તેમણે વાપર્યા ઠાકોરજી ના સેવામાં ઉપયોગ કર્યો આ નિયમ ગદાધરદાસજી નો એકલાનો છે કે બધા માટે છે ખાલી ગદાધરદાસજી એકલા એટલે ગદાધરદાસજી માટે જ આ એક નિયમ છે બીજા કોઈ માટે નથી નિયમ એટલે બધા માટે છે કેમ કે ગદાધરદાસજીએ તે નિયમ લીધો છે પણ જે પુષ્ટિ માર્ગ માં આવે એને તો આ નિયમ જ છે ને આ પુષ્ટિ માર્ગ નો નિયમ છે પુષ્ટિ માર્ગ નો સિદ્ધાંત છે એ સિદ્ધાંત ક્યાં બતાવવામાં આવ્યો છે કયા ગ્રંથમાં બતાવવામાં જેને નિવેદન કર્યું છે એને પ્રભુને સમર્પણ કરીને જ બધું કરવું સિદ્ધાંત રહસ્યમાં આ વાત બતાવ્યો ને નિયમ તો એનું એ પાલન કર્યું ગદાધર દાસજી કે જે કઈ પણ છે એને પ્રભુને સમર્પણ કરવું આ નિયમ છે સમર્પણ કરી દીધું બરોબર ક્રિયા કરી હશે મતલબ જે વંજારો હતો એને તો પેલી જે બેલો ને બેલો ને એ બધા માટે હોય ને એમના માટે એમને તો રૂપીસ આપ્યા હતા તો બી એમને કેમ ઠાકોરજીની સેવા માટે વાપરી દીધા તે ભાઈ વણજારો આપીને કોને ગયો ગદાધર લાલજીને એટલે વસ્તુની જે માલિકી છે એ માલિકી કોની થઈ હવે આમાં આપણને જો પ્રશ્ન થાય તો એટલો પ્રશ્ન થવો જોઈએ કે જયારે ગદાધર દાસજીને બળદ ખરીદીને આપી શકે એવી સ્થિતિ હતી નહી તો એમણે એ પૈસા રાખ્યા શા માટે? ઠાકોરજી અંદર ઉપયોગ કરવો એ પછી પ્રશ્ન આવે છે એના પહેલા પ્રશ્ન એ આવે છે એ પ્રશ્ન એ પૈસા એમણે રાખ્યા શા માટે? તો એનો ઉત્તર શું છે કે દાદાદાસજી એ તો ચોકી ના પાડી પણ ઓલો આમ પૈસા ફેંકીને ને ચાલ્યો ગયો એમ સમજાયું ને એટલે એ પોતાના તરફથી જે ચોખવટ કરવાની હતી એ તો ગદાધરદાસજી કરી ચુક્યા પણ ઓલો જીદથી આવીને મૂકી જાય કોઈના તો ગદાધરદાસજીએ શું કરવું એટલે ગદાધરદાસજીએ આ એક અપવાદ નો કિસ્સો છે આવું આપણાથી ન કરી શકાય પણ ગદાધરદાસજી ભગવદી હતા અને એમણે આમાં કોઈ ભગવદ ઈચ્છા સારી છે એવું વિચાર્યું અને એમણે એ વિચાર્યું કે ભાઈ આનું દ્રવ્ય છે એ પ્રભુ કાર્યમાં વપરાશે તો પ્રભુ કંઈક બની શકે કે એની બુદ્ધિ ફેરવે અને જે આગળ જઈને એવું જ થયું એટલે આ જે આચરણ છે આવી રીતે આપણી પાસે કોઈ પૈસા મૂકી જાય તો આપણાથી એ રીતે ઠાકોરજીના કાર્યમાં ઉપયોગમાં ન લઈ શકાય સમજાયું એટલે આપણા માટે આ અનુકરણીય દ્રષ્ટાંત નથી પણ ગદાધરદાસજી જેવા ભગવદીય છે જેમને આવું કરવાથી પ્રભુ એમના ઉપર શું કૃપા કરશે જેનું એમને પૂરેપૂરું જ્ઞાન છે પ્રભુના સ્વભાવનું એ એવું કરી શકે ઓર બીજું કઈ છે તો સારું આજે અહિયાં રાખીએ પછી આપ સોમવારથી આપણે નવી વાત કરીશું સ્મરણ એટલે આપણે ફુરસદના સમયમાં આ જે શ્રવણ અને કીર્તન જે કરેલું હોય એને આપણે મેમરાઇઝ કરીએ ઠાકોરજીનું છે લીલા છે એમનું સારાંશ એ મહાપ્રભુજીના સાંભળેલા જે બી વચનો સિદ્ધાંતો એને આપણે મનમાં ને મનમાં મેમરાઇઝ કરીએ એ સ્મરણ પછી પાદ સેવન તો પાદ સેવન ને આપણે પરિચર્યા અથવા તો બહિરંગ સેવા કહી શકાય અને અહીંયા પાંચ સેવન એટલે ઠાકોરજી માટે જે આપણે ઇન્ડાયરેક્ટ સેવા થતી હોય એ સન્મુખ સેવા એ ડાયરેક્ટ સેવા થશે જેવી રીતે સન્મુખ સેવા ડાયરેક્ટ સેવામાં એ આવશે કે ઠાકોરજીના શ્રૃંગાર ને એ બધું કરવું ઠાકોરજીના સન્મુખ રહીને એમની સેવા કરવી એ ઉપરાંત ઠાકોરજી માટે જે રસોઈ બને છે કે બહારની બધી વસ્તુઓ લાવવી તો એ બધી ઇન્ડાયરેક્ટ સેવામાં આવશે એ બહિરંગ એ એવા લોકો માટે વધારે હેલ્પફુલ રહેશે કે જેમણે શરણ દીક્ષા લીધેલી છે અને એમના માટે થઈ શકે ને રાજા હા તો હા અને એના એટલે આ ઇન્ડાયરેક્ટ સેવા એટલે પાંચ સેવન પરિચર્યા ઠાકોરજીને લગતી હા એ કે ભાઈ રંગ સેવા બી કહી શકાય પછી અર્ચન છે તો અર્ચન એવી છે કે વ્રજની દિનચર્યા તો એ પ્રમાણેની તો સેવા થતી જ હોય છે પરંતુ કોઈક શાસ્ત્રીય વિધિ પ્રમાણે પણ આપણે ઠાકોરજીની સેવામાં અમુક વસ્તુ આપણે એડ કરેલી છે કે શાસ્ત્રીય વિધિ પ્રમાણે એવી રીતે ધૂપ દીપ કરવા પંચામૃત સ્નાન છે કોઈ ઉત્સવો હોય ત્યારે અને એને આપણે અર્ચન ભક્તિ કહી શકાય કે જે શાસ્ત્રીય કર્મોથી એડિશનલ કર્મો શાસ્ત્રીય વિધિ પ્રમાણે ઠાકોરજીની સેવામાં એડ કરેલા છે એ પછી વંદન વંદન એ આપણે ભગવાનને દંડવેદ પ્રણામ કરીએ છીએ કે બ્રહ્માત્મક સ્વરૂપ છે ઠાકોરજીનું તો આપણે આપણે એ એમના દાસ્ય છીએ નહીં ને રાજા બ્રહ્માત્મક સ્વરૂપ એટલે દંડવત આપણે આપણા ઠાકોરજી આપણા માટે વંદનીય છે હા એટલે એ માલિક છે આપણા આપણે એમના નોકર છીએ તે ભાવનાથી વંદન કરીએ દંડવત કરીએ તો આપણને એવી ભાવના આવે કે મોટા છે ને આપણે એના સેવક છીએ આપણે નાના છીએ એવું તો એ ફિલિંગને યાદ રાખવા માટે વારે વારે ઠાકોરજીની સામે ઝૂકવા માટે પ્રભુને સ્મરણ માટે આ જાતનો વ્યવહાર થાય છે કમ્પલસરી આપણે દંડવત કરીએ ઠાકોરજીની સન્મુખ જઈએ ત્યારે અચ્છા તો પછી આ દાસ્યમાં બી એવી રીતે જ આવશે ને સ્વામી ભગવાન શ્રી એટલે વંદન કરવું તો એ છે કે આપણે ઠાકોરજીને દંડવત કરવું એ ક્રિયા અને જે દાસ્ય ભક્તિ છે એ એ ભક્તિ છે કે જેમાં ઠાકોરજીને સામે આપણે એ જાતની ફિલિંગ આપણા મનમાં આવી જાય કે સ્વામી છે ને આપણે સેવક છીએ ઓકે એટલે આ દંડવતી ક્રિયાના રૂપમાં આવશે અને આ આપણે ભાવ પ્રગટ ભાવના હા સ્વામી સેવકનો ભાવ છે અને હા પ્રભુ અને દાસ નો ભાવ છે એટલે દાસ્ય આવશે એટલે ભગવાન આપણા સ્વામી છે ને આપણે એમના સેવક છીએ પછી સખ્ય છે તો સખ્યમાં એવી રીતે છે કે ભગવાન સાથેનો આપણે અતિ પ્રેમ આપણો પ્રેમ એટલી લેવલ પર પહોંચી જાય કે ભગવાન સામેથી આપણી સાથે મિત્ર તરીકેનો રિલેશન ડેવલપ કરે અને પ્રભુને મિત્ર તરીકે સ્વીકારે એ ભાવથી કરાતી ભક્તિને સખ્ય ભક્તિ કહી શકાય કે અને લાસ્ટ અને હાયર કેટેગરી ભક્તિની જે હાયર કેટેગરી આપણે કહીએ કે જે આપણી આત્માને પ્રભુ પાસે નિવેદિત કરો તો આત્મા સહિત આપણે પ્રેક્ટિકલી ભગવાનને સ્વસમર્પણ કરી આપણે આપણી આત્માને પ્રભુ પાસે નિવેદિત કરીએ છીએ તો એ આત્મનિવેદનમાં આવશે અને એ હાયર કેટેગરી ઓફ ભક્તિ આવશે હા સુરજા એક પ્રશ્ન હતો મને કે આમાં આ ભક્તિ આ ટોટલ નવધા ભક્તિ છે તેમાં આત્મનિવેદન એટલે સમર્પણ નો ભાવ આવી હા બરોબર સિદ્ધાંત રહસ્ય ફક્ત સમર્પણ ને ફર્સ્ટ પ્રેફરન્સ આપેલો છે તો એનું એના પાછળ એનું આ કમ્પેરિઝન કરવા જઈએ તો એટલે ત્યાં જે સિદ્ધાંત રહસ્યમાં જે આત્મનિવેદન દીક્ષા છે આપણે ત્યાં બ્રહ્મ સંબંધની જે દીક્ષા છે એ દીક્ષાનો મતલબ એ છે કે આપણે પુષ્ઠાંગમાં એન્ટર થઈએ ત્યારે મહાપ્રભુ જે આપણને રૂલ બતાડે કે ભાઈ તમારે પોતાના સર્વસ્વનું સમર્પણ કરીને અને ઠાકોરજીને પોતાના સ્વામી માનીને અને પોતાના જીવનભર રહેવાનું છે તો આ જે વાત જે મહાપ્રભુજી દીક્ષા તરીકે બતાવે છે અને અહીં જે આત્મનિવેદનની વાત છે એ ભાવનાથી આપણે હંમેશા જ પ્રભુ આપણા સ્વામી છે અને આપણે એમના સેવક છે જાતની ફિલિંગ આપણી આવી જાય ત્યારે એ આત્મનિવેદન પ્રેક્ટિકલ કહેવાય કે જે નવદા ભક્તિમાં અંતિમ કક્ષા છે કેમ કે આપણે કરી દઈએ ઠાકોરજીને સમર્પણ એ પણ એ જાતની ફિલિંગ આપણામાં દીક્ષા લેતી વખતે આવતી નથી અને ન જે આત્મસમર્પણ જ્યાદાતર કેસમાં હંડ્રેડ પર્સન્ટ આપણે કરીએ પણ છીએ જેટલું બતાવવામાં આવ્યું એટલું કરી દઈએ બાકી આત્મનિવેદનની ભાવના આપણા મનમાં નથી હોતી કે ભાઈ ઠાકોરજી માલિક છે અને એમનો સેવક છું અને મારું ઘર પરિવાર ધન સંપત્તિ બધું જ કેવલ અને કેવલ પ્રભુ માટે છે મારા માટે નથી તો એક તો શબ્દથી કોઈ વાતને જાણી લેવી અને બોલી દેવી ને એક એનું પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટેશન તો અહીંયા જે બતાવવામાં આવ્યું છે આત્મનિવેદન નવદા ભક્તિ અંતર્ગત એ પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટેશનની વાત છે કે એ આત્મનિવેદનને આપણે ઇમ્પ્લિમેન્ટ પણ કરી દઈએ અને જે આની વાત છે આપણે સિદ્ધાંત રહસ્યમાં એ એઝ અ દીક્ષા મહાપ્રભુજી આપણને શરૂ કરાવે છે એ કેવલ આપણે બોલીએ છીએ ઠાકોરજી સન્મુખ કે મારું આત્મા મારું ઘર પરિવાર ધન સંપત્તિ બધું તમારું છે પણ એવું આપણે કરતા નથી બિહેવ પણ એ આત્મનિવેદન જે નવદા ભક્તિમાં છે એ કેટેગરી છે કે જેમાં ભક્તની એ દશા હોય કે એ આત્મનિવેદિત પ્રભુને થઈ જાય બરો પૂરી રીતે આસ્કરણ રાજાનો એક એક્ઝામ્પલ આવે છે કે આસ્કરણ રાજા પોતે રાજા હતા અને એમની પ્રભુની અંદર એટલું બધું જેને મહાપ્રભુજી સિદ્ધાંત મુક્તાવલીમાં આનસી કહે છે કે ચિત્તનું કૃષ્ણમાં પરોવાઈ જવું અને કૃષ્ણને જ પોતાના સર્વસ્વ માની લેવા તો એવી જે કન્ડિશન છે આસ્કરણ રાજાની સાથે એવું થયું કે એ ઠાકોરજીના શ્રૃંગાર કરતા હતા ઠાકોરજીમાં એમનું એટલું બધું ધ્યાન હતું કે કોઈ એમનો દુશ્મન આવી અને એમને માર્યું તીર છાતીની આર પાર થઈ ગયું તો પણ એમને ખબર ન પડી શરીરમાંથી તીર પસાર થઈ ગયું તો પણ એમને ખબર નહીં પડી એટલું બધું ધ્યાન એમનું ઠાકોરજીની અંદર હતું તો આ જાતની જે કન્ડિશન છે એ આત્મનિવેદનની કન્ડિશન છે કે જ્યારે ઠાકોરજીને તમે પોતાનો સર્વસ્વ માનો છો અને ઠાકોરજીથી વધીને તમારા માટે બીજું કોઈ જ નથી તો આવું પ્રેક્ટિકલી જ્યારે પોસિબલ થઈ જાય એવી ભાવના આપણા મનમાં આવી જાય પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ પણ આપણે કરતા થઈ જઈએ એ નવદા ભક્તિનું આત્મનિવેદન છે અને આપણે ત્યાં સિદ્ધાંત રસ્યમાં જે બતાવવામાં આવ્યું છે એ આપણી આત્મનિવેદન દીક્ષા છે કે જ્યારથી હવે આપણે એ પ્રેક્ટિસને શરૂ કરીએ છીએ અચ્છા હા હમ હા સમજ હા શું સમજાયું એટલે આમાં આવી રીતે ને કે આપણે જે સૌધા જે છે એ સ્ટેપ્સ બતાવે છે કે એ ક્રિયાના જે સ્ટેપ્સ છે એમાં લાસ્ટ આવશે અને અહીં સિદ્ધાંત બતાડે છે એ પ્રાઇમરી લેવલ પર આવશે એટલે ઇમ્પ્લિમેન્ટેશન વેલ્યુ વધી જાય હા એટલે ત્યાં સિદ્ધાંત રસ્યમાં જે છે એ આપણે દીક્ષા લેતી વખતે બોલીએ છીએ કેવલ કે મારું ઘર પરિવાર ધન સંપત્તિ બધું જ તમે છો તમે મારા સ્વામી છો ને હું તમારો સેવક છું બોલી દઈએ છીએ આપણે પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન થતું નથી પણ અહીંયા જે આત્મનિવેદન બતાવવામાં આવ્યું છે એ ઇમ્પ્લિમેન્ટેશનની સ્ટેજ ભક્તની બતાવવામાં આવી છે કે જ્યારે ભક્તની ભાવના આવી બની જાય સિદ્ધાંત રહસ્યમાં જે છે એમાં ભાવના આપણી નથી બનતી પણ મહાપ્રભુ જે ભાવનાને ડેવલપ કરવા માટે આપણને સ્ટાર્ટ આપે છે એટલે આમાં એવી રીતે સમજવાનું ને કે આપણે આ સમજો સ્કૂલમાં એક્ઝામ્સ લે તો એક ઓરલ એક્ઝામ્સ ને એક રિટર્ન એક્ઝામ તો આવલું આપણે પ્રેક્ટિકલી કરીએ ઈ અને અહીંયા ફક્ત આપણે ઓરલી જે આપણે મતલબ આપણને કેવલ એ ભાવના ને મહાપ્રભુજી ડેવલપ કરવા માટે શરૂઆત કરાવે છે કે કે હવે તમારે આ જાતની ભાવના પોતાના મનમાં ડેવલપ કરવાની છે એવું કે એ ભાવનાને મહાપ્રભુજી ડેવલપ કરવા માટેની પ્રેક્ટિસ આપણને સ્ટાર્ટ કરાવે છે કે ચલો હવે તમે મનમાં એ વિચારો કે મારે આ લેવલ સુધી પહોંચવું છે અને કૃષ્ણ મારા સર્વસ્વ બની જાય જાતની ભાવના મારે પોતાના મનમાં પેદા કરવાની છે એના માટે આપણને ત્યાં મહાપ્રભુજી ઠાકોરજીની સામે ઉભા રહીને વચન લેવડાવે પ્લેજ લેવડાવે ટુ સે કે ત્યાં આપણે પ્રતિજ્ઞા લઈએ કે ભાઈ હવેથી મારું ઘર પરિવાર ધન સંપત્તિ બધું જ તમારું છે તમે એના સ્વામી છો અને હું તમારો સેવક છું હવે એ ભાવના તો એ ટાઈમ આપણી અંદર નથી પેદા થતી પણ ધીમે ધીમે કરતા કરતા કોઈક લેવલ ઉપર આ જાતની ભાવના પણ આપણી બની જાય ત્યારે તો કેવલ આપણે બોલી ગયા પછી મહાપ્રભુજી પછી કમ્પલસરીલી સમર્પણ કરાવે કે ભાઈ હવે તમે સેવક છો તમારે સમર્પણ કરવાનું છે આપણી ભાવના નથી પણ મહાપ્રભુજીની આજ્ઞાને કારણે આપણે કરતા થઈ જઈએ પણ અંતમાં કોઈક લેવલ ઉપર કરતા કરતા આપણી ફિલિંગ પણ એવી બની જાય કે ઠાકોરજી માલિક છે એમને પહેલા ધરવું જોઈએ પછી મારે લેવું જોઈએ જે વસ્તુ ઠાકોરજી આરોગ્ય નથી એ વસ્તુ મારે ન ખાવી જોઈએ જેનો ઉપયોગ પ્રભુએ કર્યો નથી એ વસ્તુનો ઉપયોગ મારે નહીં કરવો જોઈએ તો ફર્સ્ટ ઓફ ઓલ મહાપ્રભુજી આત્મનિવેદન દીક્ષા પછી આ બધા રૂલ બતાડે છે કે ભાઈ જે વસ્તુનું સમર્પણ ઠાકોરજીને નથી થયું એ ભક્તથી એનો ઉપયોગ ન કરાય જેનો યુઝ સ્વામીએ નથી કર્યું એનો ઉપયોગ સેવકથી ન કરાય તો બધા રૂલ મહાપ્રભુજી આત્મનિવેદન દીક્ષા પછી બતાડે છે ને રૂલ ને ફોલો કરવા આપણા માટે કમ્પલસરી છે દીક્ષા લીધા પછી અને જેમ ધીમે ધીમે રૂલ ને ફોલો કરતા કરતા આપણી કોઈક લેવલ ઉપર ભાવના પણ એવી બની જાય છે તો જ્યારે ભાવના બની જાય તો એ ભાવનાનું જે સ્ટેજ છે એ નવદા ભક્તિ અંતર્ગત આત્મનિવેદન છે અને સિદ્ધાંત રહસ્યમાં જે આત્મનિવેદન બતાવ્યું છે એ દીક્ષા વાળું આત્મનિવેદન છે હા સમજાયું રાજા હમ હા સમજાયું હા કરો આગળ હેલો હા કરો તમે જ કરો હા ઠીક છે એટલે પછી મનુસ્મૃતિમાં સામાન્ય ધર્મ આ પ્રમાણે કહેવામાં આવ્યા છે ધૃતિ ક્ષમા દમો સ્તેયમ શૌચમ ઇન્દ્રિય નિગ્રહ દિવ્યા સત્યમ અક્રોધો દશકમ ધર્મ લક્ષણમ તો અહીંયા ના વર્ડના મિનિંગ આવેલા છે ધૃતિ એટલે સંતોષી બનવું ક્ષમા એટલે પ્રાણી માત્ર પર દયા રાખવી કોઈનું ખોટું ના વિચારવું ધૃતિ એટલે સંતોષ માનવો પછી ક્ષમા એટલે દરેક પ્રાણી માત્ર પર દયા રાખવી અને કોઈનું પણ ખોટું ના વિચારવું આ બધા જે છે વર્ડ એ સામાન્ય ધર્મના અંતર્ગત આવશે અને દમ એટલે સહનશીલ બનવું અસ્તેય એટલે અન્યાયથી કોઈનું પણ કાંઈ કોઈ દિવસ લેવું ચોરી ના કરવી પછી શૌચ એટલે શાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણે પવિત્રતા જાળવવી ઇન્દ્રિય નિગ્રહ એટલે હાથ પગ આંખ નાક વગેરે ઇન્દ્રિયોને અધમ કાર્યથી દૂર રાખવી અને વિલાસી ના બનવું પછી આ ઘી એટલે ધર્મ ઘી એટલે ધર્મ તેમજ વ્યવહારનું જ્ઞાન મેળવવું પછી વિદ્યા આત્મધર્મનું જ્ઞાન મેળવવું સત્ય એટલે સાચું બોલવું સત્યનો પક્ષ લેવો અને ખોટું કોઈ દિવસ ના કરવું અને અક્રોધ એટલે મન પર કાબુ રાખવું એ ગુસ્સે ના થવું આ દસે ધર્મો છે એ મનુષ્ય માટે મનુષ્ય માત્ર માટે કલ્યાણકારી છે આ ધર્મને જો આપણા જીવનમાં ઉતારવામાં આવે તો આપણું સામાજિક જીવન તો સુધરે જ છે સાથે સાથે આપણી પુષ્ટિ ભક્તિમાં પણ આ ધર્મો સહાયક બને છે આપણે પુષ્ટિ ધર્મનું પાલન કરવાની સાથે હિન્દુ વૈદિક સનાતન વર્ણાશ્રમ ધર્મનું પણ કરવું જોઈએ શાસ્ત્રો વર્ણાશ્રમ ધર્મ મુજબ આપણને જે વિશેષ ધર્મનું આચરણ કરવાનો ઉપદેશ આપે છે તે ધર્મોને શક્તિ અનુસાર આચરણ માં લાવવા જોઈએ પરંતુ અધર્મ પરધર્મ તેમજ ઉપધર્મો થી તો યથાશક્તિ નહીં હંમેશા દૂર જ રહેવું એટલે આ બધું પાખંડ ને દૂર રહેવું અને આ બધા ઉપર બતાવેલા સામાન્ય છે એ તો દરેક મનુષ્ય માટે પાલન કરવાના જ છે અને એ દરેક મનુષ્યના કલ્યાણ માટે આ બધા જ બેઝિક જે છે એ જરૂરી છે અને એ આપણે કરવો જોઈએ આપણું જીવન સુધરે અને સાથે સાથે આપણી પુષ્ટિ ભક્તિમાં પણ આ બધા ધર્મો સહાયકરૂપ બને છે અને એની સાથે સાથે આપણે હિન્દુ વૈદિક જે આપણે વર્ણાશ્રમ ધર્મ જોયો એનું પણ પાલન કરવું જ જોઈએ એટલે વર્ણાશ્રમ ધર્મ મુજબ વિશેષ આપણે આચરણ કરવાનું અને ધર્મોને આપણી યથાશક્તિ પ્રમાણે આચરણમાં લેવા જ જોઈએ એમ અને અધર્મ અને ઉપધર્મ એટલે આ નહીં સમજાય અધર્મ એટલે કે જે શાસ્ત્ર કે છે કે આ ન કરવું જોઈએ પરધર્મ એટલે કે જે શાસ્ત્ર કહે છે કે તમારે નથી કરવાનું કોઈ બીજાએ કરવાનું છે દેખાદેખીમાં એવા બીજાના ધર્મોનું પાલન આપણે નહીં કરવાનું આપણને જે આપણું કહેવામાં આવ્યું છે એ જ કરવું ઉપધર્મ એટલે કે બહારથી ધર્મ દેખાય પણ એ અસલમાં એ ધર્મ નથી જેને આપણે ઢોંગ કહીએ કે પાખંડ કહીએ ધર્મનો દેખાડો કે ધર્મનું ઢોંગ કરવું ધર્મનું અભિનય કરવું તો એના આ ત્રણ થી બચવું જોઈએ હા તો આ અને હંમેશા આ બધી વસ્તુ થી બચવું જોઈએ અધર્મ પર ધર્મ અને ઉપધર્મ એટલે પાખંડ એટલે આપણે જે કહીએ ને કે લોકો દેખાડો કરે મનમાં કઈ ના હોય પણ ધર્મ કરવાનો ઢોંગ કરવો તો એનાથી બચવું પરધર્મ એટલે કે બીજાનો જે ધર્મ છે બીજાને જે કહેવામાં આવ્યું છે એને આપણે નહીં કરવું આપણે પોતાનો ધર્મનું પાલન કરવું અને અધર્મ એટલે કે જેની તો ના પાડવામાં આવી છે હમ તો જો આમાં એ વાત બતાવી કે એક વિશેષ ધર્મ અને એક સામાન્ય ધર્મ સામાન્ય ધર્મ એ છે કે આપણે માણસ છીએ હ્યુમન બિંગ છીએ મનુષ્ય માત્ર માટે જે કર્તવ્ય રૂપ શાસ્ત્રમાં બતાવવામાં આવ્યા છે એ સામાન્ય ધર્મો જે દસ અહીંયા ગણાવ્યા શ્લોક જો પોસિબલ હોય તો બધા લોકો યાદ રાખી લેજો એ સારી વાત છે અને યાદ રાખવું તો ધૃતિક્ષમા દમોસ્તેયમ શૌચમ ઇન્દ્રિય નિગ્રહ ધીર વિદ્યા સત્યમ અક્રોધો દશકમ ધર્મ લક્ષણમ આ દશ સામાન્ય ધર્મો છે પેલું ધૃતિ એટલે કે સંતોષ રાખવો જોઈએ જીવનમાં ક્ષમા માફ કરવું જોઈએ પ્રાણી માત્ર ઉપર દયા રાખવી એટલે કે સહન કરવું જોઈએ સહન શક્તિ રાખવી જોઈએ આ બધા સંબંધી જો આપણે પુરાણોમાં કેટલીક સ્ટોરી વાર્તાઓ મળે છે એક આઈડિયલ ના હિસાબે એ વાત અત્યારે હું કહું છું કે ભાઈ ધૃતિનું પાલન કોને કહેવાય ક્ષમા કોને કહેવાય તો એ બધા હિસાબે આપણે જે શાસ્ત્રોમાં જે એક્ઝામ્પલ છે થોડા બહુ મળે છે સંતોષી બનવું તો એમાં યુધિષ્ઠિર પાંડવો જે રીતે એમણે પોતાના જીવનમાં સંતોષ રાખ્યો હંમેશા કે એમણે જે મળ્યું એમને એમાં હંમેશા સંતોષ રાખ્યો અને પોતાના ધર્મનું પાલન કર્યું ત્યાં સુધી કે જયારે યુદ્ધનો વારો આવ્યો ત્યારે પણ ઠાકોરજી સાથે એ શાંતિ દૂત તરીકે મેસેજ મોકલાવ્યો કે ભાઈ તમે અમને પાંચ જણાના પાંચ ગામ આપી દેશો તો પણ ચાલશે જ્યારે કે યુધિષ્ઠિરનો તો આખા સામ્રાજ્ય ઉપર હક છે હંડ્રેડ પર્સન્ટ એનો રાઈટ છે તો પણ યુધિષ્ઠિરને એમ છે કે ચલો શાંતિ થતી હોય તો પણ મને વાંધો નથી તેમણે કેવલ પાંચ ગામ માંગ્યા અને એવી જાતનો દાવો નહીં કર્યો કે મને સંપૂર્ણ રાજ્ય જોઈએ છે એના પછી પણ એમને પણ જ્યારે ઠાકોરજી આજ્ઞા કરી કે ભાઈ આ ધર્મ છે એટલે તમારે યુદ્ધ કરવાનું છે પોતાને સંપત્તિ મેળવવા માટે તમારે લડવાનું નથી તે ક્યારે પણ સંપત્તિ માટે કે રાજ્ય માટે ન લડ્યા પણ કેમ કે ઠાકોરજીની આજ્ઞા છે ધર્મનું પક્ષ છે અને સામે અધર્મીઓ છે એમને રોકવા માટે એમણે યુદ્ધ કર્યું તો આ સંતોષ છે કે હંમેશા ધીરજ રાખવી જોઈએ સંતોષ રાખવું જોઈએ જીવનમાં ને સામાન્ય પણ જે વ્યક્તિ સંતોષી હોય એનું જીવન સુખી રહે ને જે અસંતોષી હોય તો એનો તો કોઈ અંત જ નથી દુનિયામાં તમને શું જોઈએ છે એનો તો અંત જ નથી એટલે સંતોષ રાખવો જોઈએ પછી આ એક્ઝામ્પલ લખવા તો લખી શકો છો તો પહેલામાં ધૃતિ તો સંતોષ રાખવો જેવી રીતે પાંડવોએ પોતાના જીવનમાં સંતોષ રાખ્યો એમાં બીજું એક એક્ઝામ્પલ લોમશ ઋષિનું પણ આવે છે કે એક વખત એવું થયું કે ઇન્દ્રને એવી ઈચ્છા થઈ કે મને નવું મહેલ બનાવડાવવું છે તો એમણે પોતાના જે મતલબ જે મહેલ વગેરે બનાવતા વિશ્વકર્માને એવું કીધું કે તમે મહેલ બનાવી આપો મને તો વિશ્વકર્માએ ઘણા બધા મહેલ એની ડિઝાઇન્સ બતાડી તો ઇન્દ્ર કે નહીં હજી આના કરતા પણ સારું બનાવો આના કરતા પણ સારું બનાવો તો વિશ્વકર્મા એ ઘણી જ કોશિશ કરી પણ થયું જ નહીં ઇન્દ્રને ક્યારે પણ સંતોષ ના થયો એને સેટિસ્ફેક્શન ના થયું તો વિશ્વકર્મા હવે થાકી ગયા કે ભાઈ હજી કેટલું સારું બનાવું તો એમણે જઈને અને લોમશ ને વાત કરી લોમશ એક ઋષિનું નામ છે એ ઋષિ ઇન્દ્ર પાસે આવ્યા ઇન્દ્રે કીધું કે ભાઈ તમે અહીંયા તો એમણે કીધું એ લોમશ ઋષિ જયારે આવ્યા તો એમણે પોતાના શરીર ઉપર એક ચામડું વીટીને રાખ્યું હતું હાથમાં એક કમંડલ હતું એક દંડ બસ આટલી ત્રણ વસ્તુ અને એક આસન આ ચાર જ વસ્તુ એમની પાસે હતી ઇન્દ્ર પાસે આવ્યા તો ઇન્દ્રે લોમશ ઋષિનું એવું છે જો આ થોડું વિષય એ જાતનું કે કાલ માટે આપણે ત્યાં બતાવવામાં આવ્યું છે કે આપણું સમય જે એના કમ્પેરિઝનમાં દેવતાઓનો સમય એની ઉપર બ્રહ્માજી વગેરેનો સમય બધાના ટાઈમ અલગ અલગ છે સામાન્ય રીતે એમ સમજો કે જો આપણે ભારતમાં હોઈએ તો આપણા ટાઈમિંગ અલગ છે અમેરિકામાં હોઈએ ત્યારે રાત હોય આપણે હોઈએ અહીંયા ત્યારે દિવસ હોય એ જે પણ આપણી જોગ્રાફિકલ કન્ડિશનને કારણે પણ સમજવાની વાત એ છે કે ટાઈમના ડિફરન્સ છે આપણો સમય અને ત્યાંનો સમય બંને અલગ અલગ છે તો એની કાળની ગણના આપણું શાસ્ત્ર બતાવે છે કે ભાઈ જેવી રીતે આ થોડું આપણે મગજ બુદ્ધિની બારે જશે આ વાત તો પણ થોડી ઇન્ફોર્મેશનની વાત છે કે જ્યારે આપણે ચાર યુગ હોય છે સતયુગ પછી ત્રેતા દ્વાપર અને કલયુગ આ ચાર યુગ એક હજાર વાર કન્ટિન્યુ મતલબ ચાર ચાર ચાર ચાર કરીને એક હજાર વખત થાય ત્યારે એને એક કલ્પ કહેવાય આપણી ભાષામાં જેવી રીતે આપણે ચોવીસ કલાકનો ટાઈમ પીરિયડ ગણીએ છીએ એક વર્ષનો ટાઈમ પીરિયડ એવી રીતે એક યુગનો સમય એક યુગ એવી રીતે ચાર યુગ અને ચાર યુગ જ્યારે થાઉઝન્ડ ટાઈમ ચેન્જ થઈ જાય થાઉઝન્ડ ટાઈમે ચાર યુગોનું પરિવર્તન થાય ત્યારે આપણે ત્યાં એને કહેવાય છે એક કલ્પ વિત્યો કહેવાય એક કલ્પ એ બ્રહ્માજીનો એક દિવસ ગણાય જેટલો દિવસ એટલી જ રાત આ એટલા સમયમાં આપણે ત્યાં બે યુગો ફરી જાય સામાન્ય કેવલ આપણે પોતાની બુદ્ધિથી જો વિચારીએ તો આપણી એજ એટી નાઇન્ટી યર્સ ની હોય પણ એક યુગની અંદર એક લાખ ઉપર વર્ષો હોય એટલા ચાર યુગના વર્ષ અને એની કમ્પેરિઝનમાં એક હજાર વખતે ચાર યુગોના વર્ષ તો બુદ્ધિની બહારની વાત છે પણ થશે કઈ સમજાતું નથી પણ તો પણ તો એક કલ્પનો જે ટાઈમ છે એમાં બ્રહ્માજી નો એક દિવસ જાય ને બ્રહ્માજીના એક દિવસમાં ચૌદ ઇન્દ્ર બદલાઈ જાય ઇન્દ્ર એક પોસ્ટ છે જેના ઉપર દેવતાઓ બેસે છે ને એને ઇન્દ્રની પોસ્ટ કહેવાય જેવી રીતે આપણે પ્રેસિડેન્ટની પોસ્ટ છે એવી રીતે ઇન્દ્ર એક પોસ્ટ છે તો બ્રહ્માજીના એક દિવસમાં ચૌદ ઇન્દ્ર બદલાઈ જાય એટલે સમજવાની વાત એ કે બ્રહ્માજીના કમ્પેરિઝનમાં ઇન્દ્રનું આયુષ્ય કેટલું ઓછું છે આપણી કમ્પેરિઝનમાં ઇન્દ્રનું આયુષ્ય વધારે છે બ્રહ્માજીનું ઘણું વધારે છે પણ બ્રહ્માજીની કમ્પેરિઝનમાં ઇન્દ્રનું આયુષ્ય ઘણું જ ઓછું છે એક બ્રહ્માજીના એક દિવસમાં ચૌદ ઇન્દ્રની પોસ્ટ બદલાઈ જતી હોય એટલે તો કેટલા વર્ષો નીકળી જાય એટલામાં લોમશ ઋષિનું માથામાંથી એક વાળ ખરે ને એમને એવું વરદાન લોમશ ઋષિને કે એમના માથાના બધા જ વાળ જયારે ખરી જાય ત્યારે એમનું મૃત્યુ થાય કમ્પેર કરી લો બ્રહ્માજીનો એક દિવસ એટલે આપણા કેટલા વર્ષો મતલબ અબજો વર્ષ વીતી જાય એમાં બ્રહ્માજીનો એક દિવસ ને એમાં લોમશ ઋષિનો એક વાળ ખરે એવા બધા વાળ ખરે ત્યારે એમની મૃત્યુ થાય તો આટલું લાંબુ એમનું આયુષ્ય ને એની કમ્પેરિઝનમાં ઇન્દ્રનું આયુષ્ય ગણી લો કે બ્રહ્માજીના એક દિવસમાં તો ચૌદ ઇન્દ્ર બદલાઈ જાય એક નહીં ચૌદ બદલાઈ જાય તો ત્યારે જ્યારે લોમશ ઋષિ ઇન્દ્રને મળવા માટે આવ્યા તો ઇન્દ્રએ પૂછ્યું કે તમને કોઈ વસ્તુની જરૂરિયાત નથી તમારું તો આટલું લાંબુ જીવન છે તો તમને કઈ જોઈતું નથી તો લોમશ ઋષિએ કીધું કે ભાઈ મને જયારે ખાવું પીવું હોય કે કોઈ વસ્તુ રાખવી હોય તો મારું કમંડલ કામ આવી જાય છે પ્રાણીઓથી બચવું હોય તો મારું દંડ કામ આવી જાય એ દંડ જ મને સહારો દંડ એટલે લાકડી એ દંડ જ મને સહારો પણ આપી દે આ જે ચામડું છે એ મને બેસવું હોય તો મારું આસન બની જાય વરસાદ પડતું હોય તો છત્રી બની જાય આના સિવાય માણસને જીવનમાં શું જોઈએ આવી વાત લોમશ ઋષિએ કીધી તો ઇન્દ્રને મનમાં એમ થયું કે ભાઈ મારી કમ્પેરિઝન તો લોમશ ઋષિનું અબજો વર્ષનું આયુષ્ય છે તો પણ મારી કેટલી બધી જરૂરિયાત છે અને એની સામે લોમશ ઋષિનું આટલું લાંબુ જીવન છે તો પણ એમને જીવનમાં કંઈ જોઈતું નથી તો એ સમજવાની વાત છે કે લોમશ ઋષિનો સંતોષ કે ભાઈ જીવનમાં આપણને જેટલી વસ્તુ જોઈએ છે એટલી જ વસ્તુનો સંગ્રહ કરવો જોઈએ જે રીતે ગીતાજીમાં પણ ભગવાન આજ્ઞા કરે છે કે ભાઈ તમે પોતાની ભૂખ કરતા જો વધારે ખાઓ છો તો તમે કોઈકના ભાગનું અન્ન ચોરી રહ્યા છો તમે ચોરીનું ખાઓ છો એવું તમારે સમજવું જોઈએ કેમ કે આપણા શરીરને જેટલી વસ્તુની જરૂર છે એટલું એને આપવું જોઈએ વધારાનું તમે ખાઓ છો એના કરતા જરૂરિયાતમંદને આપણે આપી શકીએ છીએ એટલે ઓવર ઇટિંગ જે છે ભગવદ્ ગીતામાં ભગવાન પણ આગે કરે છે પાપ છે ચોરી છે કે તમે બીજાની માલિકીનું અન્ન તમે ખાઓ છો તો એ વાત અહીંયા સમજવી જોઈએ ખાસ કે આપણે જીવનમાં સંતોષ રાખવું જોઈએ એનું એક્ઝામ્પલ જે રીતે યુધિષ્ઠિર વગેરે પોતાના જીવનમાં સંતોષ રાખ્યો એમનું જીવન સુખી હતું એની કમ્પેરિઝનમાં દુર્યોધનને ક્યારે સંતોષ નહીં થયો એને બધું જ રાજ્ય મળી ગયું તો પણ એને ત્યારે પણ પાંડવોને જંગલમાં હતા તો પણ સુખેથી રહેવા નહીં દીધા તો અસંતોષી બનવું એ હંમેશા દુઃખનું કારણ બને છે અને સંતોષી રહેવું જીવનમાં એ હંમેશા સુખ આપે છે તો એ પહેલું સામાન્ય ધર્મ બીજું ક્ષમા એટલે માફી આપવી પ્રાણી માત્ર ઉપર દયા રાખવી બીજાના પ્રત્યે સદભાવ રાખવો માફી આપવી એમ કોઈના વિશે ખોટું ન વિચારવું એ ક્ષમા છે એમાં એક્ઝામ્પલ જે રીતે દ્રૌપદીનું આવે છે કે દ્રૌપદીના પાંચે પાંચ પુત્રોને અશ્વત્થામાએ મારી નાખ્યા સૂતા હતા અને અંધારામાં રાતે આવીને અશ્વત્થામા એટલે દ્રોણાચાર્યનો પુત્ર મહાભારતમાં બધી કથાઓ આવે છે તો એમણે એમને મારી નાખ્યા એના પાંચે પુત્રોને મારી નાખ્યા જયારે સવાર પડી બધાને ખબર પડી તો ભીમ અર્જુન બધા બહુ જ ગુસ્સે થયા એમણે કીધું કે અમે અશ્વત્થામાને મારી નાખીએ તો એ લોકો એકદમ તૈયાર થઈ ગયા યુદ્ધ કરવા માટે ત્યારે દ્રૌપદીએ એમને રોક્યા અને એમને કીધું કે ભાઈ આ સારું નથી એ તો તમારા ગુરુના પુત્ર છે મારા પુત્રો જ્યારે મરી ગયા તો મને ખબર છે કે પુત્રના મરવાનું દુઃખ કેટલું હોય છે તો પછી તમે જો એને મારશો તો તમારી ગુરુ માતા એટલે કે દ્રોણાચાર્યની પત્ની કૃપી છે એને એટલું દુઃખ થશે એટલે તમે એને મારો નહીં પણ એનું અપમાન કરીને એને છોડી દો એને મારો નહીં તો આ ક્ષમા છે દ્રૌપદીની કે જયારે એને પોતાના ઉપર જે દુઃખ વીત્યું છે એ બીજા ઉપર એને વિચાર કરીને એને માફી આપી તો ક્ષમા જે છે કે ક્ષમા વીરસ્ય ભૂષણમ જે વીર છે જે બલવાન છે એનું ક્ષમા એનું ભૂષણ છે એનું આભૂષણ છે એટલે તમે કોઈને માફ કરો છો તો તમારી મોટાઈ છે તો એ ક્ષમા કે પ્રાણી માત્ર ઉપર દયા રાખવી જોઈએ દ્રૌપદીનું એક્ઝામ્પલ શાસ્ત્રમાં આવે છે દમ ફરી એ જ કે સહનશીલ બનવું તમારા ઉપર જે પણ દુઃખ આવે છે એને સહન કરવા કેમ કે જેમ કે એમાં કાકા હંમેશા જે રીતે એક્ઝામ્પલ આપે કે ભાઈ ગરમી ક્યારે લાઇટ હાલી જાય આ દિવસોમાં તો પણ એકદમ ગરમી થાય છે ગરમી થાય છે કરીને માણસો રાડો રાડ કરે લાઇટ ક્યારે આવશે એકદમ ઊંચા નીચા થઈ જઈએ આપણે પંખો ન ચાલે એટલે એમાં કે પંખો એસી આજકાલ તો આપણે આદત પડી જાય વસ્તુની તો એના વગર આપણને ચાલે નહીં તો એમાં તમે ઊંચા નીચા થઈ જાઓ અસ્વસ્થ થઈ જાઓ એના કારણે વધારે તમને ગરમી લાગે એના કરતાં આપણે એને સહન કરીએ થોડી વાર શાંતિથી બેસી રહીએ તો એટલું બધું દુઃખ આપણને વાતનું ન લાગે તો એ વાતને સમજવી જોઈએ દમમાં કે સહનશીલ બનવું જોઈએ આપણા ઉપર આવતા બધા દુઃખોને સહન કરવા જોઈએ એ જ વાત મહાપ્રભુજી પણ વિવેક ધૈર્યાશ્રય ગ્રંથમાં બતાવે છે કે ત્રિદુઃખ સહનમ ધૈર્યમ કે ત્રણેય પ્રકારના દુઃખોને સહન કરવું એ ધૈર્ય છે એનું જીવનમાં હંમેશા પાલન કરવું જોઈએ તો એ દમ કે દુઃખને સહન કરવું ઠાકોરજીના આશ્રયને બનાવી રાખવું જે રીતે પ્રહલાદજીની એક્ઝામ્પલમાં આવે છે કે પ્રહલાદને એટલા દુઃખ આપ્યા એના સગા પિતાએ એટલા દુઃખ આપ્યા કેટલી વાર મારવાની કોશિશ કરી તો પણ એમણે હંમેશા એ ઠાકોરજીની લીલા છે પ્રભુ કોઈ ખેલ કરી રહ્યા છે એવી ભાવનાથી બધા જ દુઃખોને સહન કર્યા તો સહનશીલ બનવું જોઈએ અસ્તેય એટલે કે ચોરી ન કરવી જોઈએ બીજાની માલિકીની જે વસ્તુ છે એનો ઉપયોગ આપણે ક્યારે નહીં કરવો અન્યાયથી ખોટા રસ્તે જઈને બીજાને વસ્તુ પડાવવાની કે બીજાને દુઃખ આપવાનો પ્રયત્ન પણ આપણે કરવો ન જોઈએ એ અસ્તેય છે એમાં શંખ અને લિખિત ઋષિની વાર્તા મનુસ્મૃતિમાં આવે છે કે એ બંને ભાઈઓ હતા એક દિવસ એવું થયું કે બંને અલગ અલગ જગ્યાએ રહેતા હતા એક દિવસ જે ઋષિ છે એ લિખિત ઋષિએ પોતાના ભાઈને મળવા માટેના આશ્રમમાં આવ્યા એના ભાઈ જયારે આશ્રમમાં નતા અને જયારે આવ્યા એટલી લાંબી યાત્રા પછી તેમને બહુ ભૂખ લાગતી હતી તો એમના ભાઈનો જે બગીચો હતો એમાંથી ઝાડમાંથી એક ફલ ઉતારીને એમણે ખાધું એ ખાઈ લીધું અને પછી થોડી વાર પછી એમના મોટા ભાઈ આવ્યા તો બંને મળ્યા એમણે પૂછ્યું કે તમને ભૂખ ભૂખ તો લાગી હશે તેમણે કીધું નહીં મેં તમારા બગીચામાંથી ફલ ઉતારીને અને ખાધું છે તો એમણે કીધું કે ઠીક છે તું તો મારો ભાઈ છે તો કોઈ સમસ્યા નથી પણ કોઈની માલિકીની વસ્તુ એની આજ્ઞા વિના એ વસ્તુનો ઉપયોગ કરવો એ ચોરી છે એ સારી વાત નથી તો લિખિત ઋષિને મનમાં પશ્ચાતાપ થયો કે ભાઈ આ તો કઈ ખોટું થઈ ગયું ભલે એમણે કીધું કે તું મારો સગો ભાઈ છે આપણી બંને વાત એક જ કહેવાય પણ અલગ અલગ તમે રહો છો અલગ અલગ તમારી માલિકી જયારે વહેંચાઈ ગઈ છે ત્યારે ધ્યાન રાખવું જોઈએ તો એમણે લિખિત ઋષિ તરત જ રાજા પાસે ગયા અને ગામમાં રાજાને પૂછ્યું કે ભાઈ તમારે ત્યાં કોઈ ચોરી કરે તો એ ચોરી કરનારને શું દંડ આપો છો તમે તો રાજા કીધું કે અમારા રાજ્યનો નિયમ એવું છે કે એ વ્યક્તિના હાથ કાપી દઈએ છીએ અમે તો અસ્તે ઋષિએ પોતાની વાર્તા વાત કીધી કે ભાઈ આવું થયું છે મારી સાથે તો રાજાએ પણ એ નિર્ણય આપ્યો કે ભાઈ આ તો ચોરી નથી તમારા ભાઈના બગીચામાંથી તમે ખાધું છે તેમાં કંઈ ખોટું નથી તો પણ લિખિત ઋષિએ કીધું કે નહીં એ ચોરી છે કેમ કે એ વસ્તુ પર માલિકી એમની હતી અને માલિકને પૂછ્યા વિના વસ્તુનો ઉપયોગ કરવો એ ચોરી છે કે કોઈના હકની વસ્તુનો તમે પૂછ્યા વિના એનો ઉપયોગ કરો એ સારી વાત નથી એમ કરીને લિખિત ઋષિએ પોતાની ઈચ્છાથી પોતાના બંને હાથ કપાવી દીધા પછી તો એ ખુશ હતા એ વાત જાણીને કે ચલો મારાથી જે ભૂલ થઈ એનો પ્રયાશ્ચિત મેં કર્યું એમ કરીને તો ખુશ હતા પછી જયારે ઘરે આવ્યા ઘરે આવીને પછી એમણે સંધ્યા કરવાનો ટાઈમ થયો સંધ્યા કરવી હોય તો અંજલિ લેવી પડે પાણી ભરવું પડે હાથમાં હવે એમણે કીધું કે એ તો કેવી રીતે થશે મારાથી મારા હાથ જ નથી તો પણ એમણે નદીમાં હાથ નાખ્યા ને ત્યારે એમના હાથ પાછા આવી ગયા પાછા આવી ગયા એ તો ઠીક છે આગળ જે થયું એ પણ સમજવાની વાત એ છે કે ચોરી ન કરવી જોઈએ પાપ છે ને જો થઈ જાય તો એનો પ્રાયશ્ચિત આપણે કરવો જોઈએ જે રીતે દેવદ્રવ્યના વિષયમાં આપણે વાતને ભણ્યા હતા કે જે વસ્તુ ઠાકોરજીની માલિકીની છે વસ્તુનો ઉપયોગ કરવો ચોરી છે સામાન્ય વાત તો આપણે કોઈ બીજાની વસ્તુનો ઉપયોગ કરી લઈએ ચોરી છે પણ આ તો તમે ભગવાનની વસ્તુનો ઉપયોગ તમે પ્રભુની ઈચ્છા વિના કર્યો છે એ તો કેટલું મોટું પાપ છે એટલે દેવદ્રવ્યના પ્રાયશ્ચિતમાં શાસ્ત્ર બતાવે છે કે તમે દેવદ્રવ્ય કંઈ ખાઈ લો કે તમારાથી દેવદ્રવ્યનો ઉપયોગ થઈ જાય તો જેટલું લીધું છે એનું ત્રણ ગણું તમારે દાન કરવું જોઈએ તો આ પ્રાયશ્ચિત નો પ્રકાર છે કેમ કે ચોરી છે ને કોઈકની માલિકીની વસ્તુનો ઉપયોગ આપણે કરીએ તો એ પાપ છે તો એ સામાન્ય એક ધર્મ છે કે અસ્તે એટલે ચોરી કરવી પછી શૌચ એટલે કે પવિત્રતા રાખવી જોઈએ જીવનમાં જો આપણે ત્યાં જે રીતે કહે છે કે એક તો પ્યોર હોવું કોઈ વસ્તુનું અને એક કોઈ વસ્તુનું પવિત્ર હોવું એ બંનેમાં ફરક છે મતલબ કે દેખાવમાં તો કોઈ વસ્તુ બહુ ચોખ્ખી છે આપણે ગુજરાતીમાં જે રીતે કે બહુ ચોખ્ખું છે આ તો એકદમ સાફ છે તો સાફ હોવું અને પવિત્ર હોવું એ બંનેમાં બહુ ફરક પડે જેવી રીતે આપણે શાસ્ત્ર કહે છે કે ભાઈ તમે સામાન્ય જલથી નાહી લો તો એ તો તમે નાહી લીધા તમારું શરીર તો ચોખ્ખું થઈ ગયું આપણે ક્લીન થઈ ગયા કહેવાનો મતલબ મેલ નીકળી ગયું આપણું શરીરનું પણ તમે કોઈ પણ ધર્મ કાર્ય કરવા માટે જલના સ્નાનથી પવિત્ર નથી થયા તમે ક્લીન થઈ ગયા પણ પવિત્ર નથી થયા તો શાસ્ત્ર એના માટે મંત્ર બતાવે છે કે આ મંત્ર બોલીને તમે જો નહાવ છો તો તમે પવિત્ર થયા કેવાઓ બાકી તમે પોતાના શરીરને ક્લીન કરી લીધું પણ તમે પવિત્ર નથી થયા કોઈ પણ ધર્મ કાર્ય માટે તો પવિત્રતા અને ચોખ્ખાઈ એટલે કે ક્લીનલીનેસ એ બંનેમાં બહુ ફરક છે વાત મેં જોઈએ આપણું શાસ્ત્ર જે નિયમ બતાવે છે આપણા શાસ્ત્રમાં જે નિયમો સદાચારના બતાવવામાં આવ્યા છે એના પ્રમાણે પોતાના શરીરને આહાર વિહારને પવિત્ર રાખવું એ પવિત્રતા છે શૌચ છે પણ કેવલ નાહી ધોઈ લેવું ને આપણું શરીર એકદમ ચોખ્ખું ચડકાટ હોય ને મેલ ના હોય શરીરમાં એનાથી આપણે પવિત્ર નથી થતા આપણે કેવલ ક્લીન થયા કહેવાઈએ તો અહીંયા ખાસ એ વાતને સમજવી જોઈએ તો પવિત્રતા અને સફાઈ કે ચોખ્ખાઈ એ બંનેમાં અંતર છે બંનેમાં ફરક પડે એના પરિણામ પણ જે રીતે એક એમાં વાર્તા આવે છે કે દીતિ કે જે કશ્યપ ઋષિની પત્ની મતલબ કે અસુરોની માતા કશ્યપ ઋષિના બે પત્ની એક અદિતિ અને એક દિતિ દિતિના પુત્રો અસુર થયા અને અદિતિના પુત્રો દેવતાઓ થયા તો એ દિતિને એના પુત્રને જ્યારે ઇન્દ્રે મારી નાખ્યો હિરણ્યકશિપુને તો એણે એવી ઈચ્છા કરી કે ઇન્દ્રને મારે એવો મને પુત્ર જોઈએ હવે સગી બહેનનો જ પુત્ર દેવતાઓ બધા તેમણે કીધું કે આ દેવતાઓને મારે એવો પુત્રને હું પેદા કરું તો એવી ઈચ્છાથી એને કશ્યપ ઋષિને કીધું કશ્યપ ઋષિએ કીધું કે તમે વ્રત કરો ને વ્રતનું પાલન જો તમે સારી રીતે કરશો તો તમને કેવો પુત્ર થશે કે જે ઇન્દ્રને મારી નાખે એટલો શક્તિશાલી પુત્ર તમને જન્મશે એ વ્રત નું નામ એમણે બતાવ્યું પુંસવન વ્રત એના ઘણા બધા નિયમો કશ્યપ ઋષિએ બતાવ્યા કે આટલી પવિત્રતા તમારે રાખવાની આટલું ચોખ્ખાઈથી તમારે રહેવાનું આટલી પવિત્રતા આટલા શાસ્ત્રના નિયમોનું તમારે પાલન કરવાનું જો આ નિયમોનું તમે સારી રીતે પાલન કરશો તો તમને પુત્ર જન્મશે દ્વિતીય તો બધા જ નિયમોનું પાલન કર્યું સારી રીતે કર્યું ઇન્દ્ર એક વખત એવું થયું કે જયારે દીતીને એવી ભૂલ થઈ ગઈ એનાથી કે એ જમ્યા કોગળા કર્યા શાસ્ત્ર કે છે કે સોળ વખત કોગળા કરવા જોઈએ જમ્યા પછી તો દીતીથી એમાં કઈ ભૂલચૂક થઈ ગઈ થોડા ઓછા થયા અને સુઈ ગયા જમીને તો એ મોકો લઈને ને ઇન્દ્ર એ દીતીના ગર્ભમાં જતો રહ્યો ને ત્યાં એનું જે ગર્ભ હતું એના ટુકડા કરી દીધા એને મારી નાખ્યો ગર્ભને અને એ એવો પુત્ર જન્મવાનો હતો કે જે ઇન્દ્રને મારે અસુર બનવાનો હતો પણ આ અપવિત્રતાના કારણે રિઝલ્ટ એવું આવ્યું કે ગર્ભના જેટલા ટુકડા થયા એટલા ફોર્ટી નાઇન દેવતાઓ દીતીને પેદા થયા ને બધા જ દેવતાઓ દીતીની ઈચ્છા હતી કે ઇન્દ્ર ને મારે પણ જે પુત્ર જન્મ્યા ફોર્ટી નાઇન મરુદ ગણો જન્મ્યા એ બધા એવા થયા કે જે ઇન્દ્રના જ સહાયકો બની અને ઇન્દ્રની સાથે રહેવા માટે જતા રહ્યા એ દેવતાઓ બની ગયા તો સમજવાની વાત એ છે કે પવિત્રતા જે છે જરૂરી છે જીવનમાં અને એના રિઝલ્ટ પણ આ જાતના ઊંડા જતા આવે છે કે તમારાથી કોઈ સદાચારનું પાલન ન થાય આ જાતની કોઈ ભૂલ થઈ જાય તો એના કારણે જે ઈચ્છીએ એના કરતા ઉલટું જ રિઝલ્ટ આપણને મળી જાય તો પવિત્રતા જે છે શૌચ છે એના નિયમોનું પાલન જરૂરી છે પછી છે ઇન્દ્રિય નિગ્રહ કાલે સોરી તો તમે બધા બેસતા નહીં હો તો ઇન્દ્રિય એટલે કે આપણી સેન્સરી ઓર્ગન જેમાં બતાવ્યું છે કે આ હાથ પગ આંખ નાક કાન આ બધી આપણી ઇન્દ્રિયો છે સેન્સરી ઓર્ગન છે એનાથી આપણે ભોગ કરીએ છીએ આંખથી આપણે જોઈએ છીએ કાનથી સાંભળીએ છીએ નાકથી કોઈ સ્મેલને લઈએ છીએ હાથથી આપણે ટચ કરીએ છીએ હાથ પગ આપણા કામ કરે છે કંઈ કામ કરીએ છીએ તો એનાથી આપણે શું કરીએ છીએ કે એ વસ્તુ જે દુનિયામાં છે એ બધાને આપણે યુઝ કરીએ છીએ એને એન્જોય કરીએ છીએ આંખથી જોઈએ નાકથી સૂંઘીએ કાનથી સાંભળીએ સ્મેલ કરીએ ટચ કરીએ ફીલ કરીએ ટેસ્ટ કરીએ તો આ રીતે આપણે આસપાસની જે વસ્તુઓ છે એને ફીલ કરીએ છીએ એને એન્જોય કરીએ છીએ કે સારું ખાઈએ સારું જોઈએ સારું મ્યુઝિક સાંભળીએ સારી સુગંધ લઈએ આ શું છે આપણી ઇન્દ્રિયોના કામ છે પણ ઘણી વાર શું થાય કે ઇન્દ્રિયોની ઈચ્છાઓ વધતી જ જાય તો ક્યારે ખતમ જ ન થાય જેમ કે આજે આપણા ઘરમાં નાનકડું ટીવી છે બ્લેક એન્ડ વ્હાઈટ હોય તો આપણને થાય કલર ટીવી જોઈએ કલર ટીવી આવે તો આપણને થાય એલસીડી જોઈએ એલસીડી હોય તો કર્વડ ટીવી જોઈએ તેમ વે આપણે કોઈ મ્યુઝિક સાંભળીએ છીએ રોજ ચેન્જ જોઈએ એક ને ગીત આપણે બે વખત ન સાંભળી શકીએ ફરી બદલ લઉં કે આપણે ક્યાંય ફરવા માટે જઈએ બે દિવસ થાય હવે નવી જગ્યાએ જવું છે એ જ જગ્યાએ પાછું ન જવાય એક ગાડી આપણી પાસે છે બે વર્ષ થાય આમ થાય ચલો હવે ગાડી ચેન્જ કરીએ હવે કંટાળી ગયા આ બધું લેવિશનેસ છે કે આપણી ઇન્દ્રિયોને રોજનું રોજ કંઈક કંઈક નવું નવું જોઈએ છે અને આપણે જેમ જેમ એને પ્રોવાઈડ કરીએ વસ્તુઓ એ ઇન્દ્રિય વધારે માંગ કરતી જાય એને અંત ના આવે નથી સંતોષ ક્યારે નથી થતો માણસને તો અહીંયા એ કહેવાનો મતલબ છે કે આપણી ઇન્દ્રિયોને કાબુમાં રાખવી જોઈએ અને કંટ્રોલમાં રાખવી જોઈએ લેવિશ નહીં બનવું જોઈએ તમને જેટલી જરૂરિયાત છે એટલી વસ્તુઓનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ પણ એનાથી વધીને આપણે લાઈફને એન્જોય કરવા માટે ખાવું પીવું અને સૂઈ જવું કે આપણા બધા જ પૈસા આ ચાર વસ્તુ સિવાય બીજી કોઈમાં વપરાય જ નહીં પોતાના જ માટે આપણે પોતાનું આખું જીવન વેડફી નાખીએ એ જાતની ભાવના નહીં રાખવી જોઈએ પોતાની ઇન્દ્રિયોને કાબુમાં રાખવું જોઈએ સંતોષ રાખવો જોઈએ કે તમને જેટલી જરૂરિયાત છે એટલો ઉપયોગ કરો પોતાની ઇન્દ્રિયોને કંટ્રોલમાં રાખો કેમ કે ઇન્દ્રિયો જ્યારે માંગ કરે તો એક તમે પ્રોવાઈડ કરો તો કાલે એ બીજી વસ્તુ માંગશે એટલે એનો તો અંત જ નથી આવતો તો એ વાત એ સમજવાની કે ઇન્દ્રિયો ઉપર નિગ્રહ રાખવો ઇન્દ્રિયોને કંટ્રોલમાં રાખવી એના પછી છે ધી ધર્મ તેમજ વ્યવહારનું જ્ઞાન મેળવવું એટલે બુદ્ધિ જ્ઞાન કોઈ જાતની નોલેજ એક્વાયર કરવી નોલેજ બંને જાતની છે એક નોલેજ એવી કે જે આપણે સ્કૂલમાં ભણાવવામાં આવે કે ચાલો સિવિક્સ છે સાયન્સ છે જ્યોગ્રાફી છે મેથેમેટિક્સ છે ઇકોનોમિક્સ છે એકાઉન્ટ્સ છે સ્ટેટિસ્ટિક્સ છે આ બધા વિષય કેવા છે કે આપણે પ્રેક્ટિકલ લાઈફમાં આપણને ડે ટુ ડે લાઈફમાં જે વસ્તુની જરૂર પડે આપણને ભણાવવામાં આવે એના સિવાય કેટલુંક નોલેજ એવું છે કે જે આપણી આત્મા માટે હોય ધર્મ સંબંધી છે ફિલોસોફી છે તત્વ જ્ઞાન છે તત્વ દર્શન છે આ બધા સંબંધી કેટલુંક નોલેજ છે કે જેનાથી આપણો ઉદ્ધાર થાય જે જ્ઞાન પ્રાપ્તિથી જે રીતે કહીએ છીએ કે સા વિદ્યાયા વિમુક્તા વિદ્યા એ છે કે જે આપણને મુક્તિ અપાવે તો સ્કૂલની એ વિદ્યા નથી એ તો કેવલ એક ઇન્ફોર્મેશન માત્ર છે કે તમે જાણી લીધું અને તમારો વ્યવહાર ચાલી ગયો એનાથી તમને મુક્તિ નહીં મળે એનાથી તમને બીજી જાતનો કોઈ ફાયદો નથી પ્રેક્ટિકલ લાઈફ સિવાય તો ધી થી અહીંયા મતલબ એ છે કે ધર્મ તેમજ વ્યવહારનું જ્ઞાન મેળવવું કોઈક જાતની એવી નોલેજ કે જેનાથી આપણી આત્માનો ઉદ્ધાર થાય આપણી ઉદ્ધાર થાય આપણને મુક્તિ મળે એ જાતનું જ્ઞાન એ ધી છે એમાં જે રીતે નચિકેતાનું એક્ઝામ્પલ આવે છે કે નચિકેતના પિતા ઉદાલક ઋષિ એક વખત યજ્ઞ કર્યું અને ગાયોને દાનમાં આપતા હતા તો એ એકદમ સડેલી સડેલી ગાયો દાનમાં આપે કે જે દૂધ ના આપે મરવા પડી હોય બીમાર હોય હાડકા દેખાતા હોય એકદમ અનહેલ્ધી એવી એવી ગાયોને દાન કરતા હતા ત્યારે નચિકેતે આવીને પૂછ્યું કે ભાઈ આવું તો ખોટી વાત છે આવું તો દાન ન કરવું જોઈએ તો એને કીધું પછી એને કીધું કે તમે બધી વસ્તુનું દાન કરો છો મને કોને દાન કરશો તો ઉદ્દાલક ઋષિ પહેલા તો મેં જવાબ નહીં આપ્યો કે બાળક છે આને તો શું કેવું પણ ઘણી વખત કીધું તો એ કંટાળી ગયા એના પિતા અને એમણે કીધું કે હું તો તને યમરાજ ને દાનમાં આપી દઈશ તો નચિકેતા એ વાતને સાચી માની ને યમરાજ પાસે જતા રહ્યા હવે યમરાજ કને જઈને કીધું કે મારા પિતાએ તો મને તમને દાન કર્યો છે તો કીધું હું શું કરું કે તને શું જોઈએ છે તો યમરાજે કીધું કે તું જે માગે હું તને આપીશ તો નચિકેતે ત્રણ ઈચ્છાઓ માગી કે ભાઈ પહેલા તો મને મૃત્યુનું રહસ્ય બતાડો બીજું અગ્નિવિદ્યા આપો અને ત્રીજી પણ મારા પિતાને સારી ગતિ થાય આ ત્રણ વસ્તુ નચિકેતે માંગી ત્યારે યમરાજે કીધું કે તારી બે ઈચ્છા તો હું પૂરી કરું પણ મૃત્યુનું રહસ્ય હું તને ન કહું એના બદલે તને જે જોઈએ હું તને આપું આખી પૃથ્વીનું રાજ્ય જોઈએ તો પૃથ્વીનું રાજ્ય તને આપું પણ તું આ વાતને છોડી દે મૃત્યુનું રહસ્ય હું તને ન કહું પણ નચિકેતા તૈયાર ન થયા અને એમણે કીધું કે તમે મને આખી દુનિયાની સંપત્તિ આપો તો એ મને જોઈતી નથી પણ મેં જે માગ્યું એ મને આપો એટલી બધી લોભામણી ઈચ્છાઓ યમરાજે એને બતાડી કે ભાઈ હું તને સ્વર્ગ આપી દઉં હું તને આખી સૃષ્ટિનું રાજ્ય આપું દુનિયાના બધા જ સુખ હું તને આપું તને જે જોઈએ આપું પણ એ પોતાની ઈચ્છા ઉપર અટક રાખ મને તો આ જ વસ્તુ જોઈએ યમરાજે અંતમાં પ્રસન્ન થઈને ને એમને મૃત્યુનું રહસ્ય સંભળાવ્યું એટલે મુક્તિનો માર્ગ બતાવ્યો કહેવાનો મતલબ તો એ વાત છે કે આ નચિકેતાની ધી છે કે ભાઈ આ એક જાતનો વ્યવહાર છે કે આ જાતની વિદ્યા જોઈએ આ જાતનું નોલેજ જોઈએ કે જે આપણને મુક્તિ અપાવે જેનાથી કોઈ જાતનો ફાયદો થાય એવા નોલેજનું શું કરીએ કે જે કેવળ ઇન્ફોર્મેશન આપે પણ આપણી આત્માનો ઉદ્ધાર એનાથી ન થાય તો એ વાત છે ધી અને વિદ્યામાં કે નું જ્ઞાન વિદ્યા છે ધર્મ એટલે કે જે આપણું શાસ્ત્ર કહે છે જે આપણા ધર્મગ્રંથો બતાડે છે એ વાતને જાણવી સમજવી યથા યોગ્ય એનું પાલન કરવું એ ધી છે અને વિદ્યા એટલે કે મુક્તિની જ્ઞાન મેળવવું મુક્તિ સંબંધી નોલેજ એક્વાયર કરવું કે જેનાથી આપણે આત્માનો ઉદ્ધાર થાય તે વિદ્યા છે જેવું નચિકેતાના એક્ઝામ્પલમાં જોયું કે એને આખી દુનિયાનું સુખ આપ્યું તો પણ એને કીધું કે મને આ નથી જોઈતું કેમ કે આ તો ક્ષણિક છે ભાઈ આજે તમને સુખ છે કાલે તમે રોડ ઉપર આવી જાઓ માણસો કરોડપતિ છે મર્યા પછી તમને કોણ પૈસા તમને સાથે આપવાના છે કે જે તમે કરોડ રૂપિયા કમાવ્યા છે કે લાખો કરોડોના માલિક તમે બન્યા છો પણ એ પૈસા તમારી આત્માનો ઉદ્ધાર નહીં કરે આત્મા ને મુક્તિ નહીં અપાવી શકે કૃષ્ણની પ્રાપ્તિ એ નહીં કરાવે તો એવા પૈસાનું શું કરીએ એવા સુખનું શું કરવું એવી નોલેજ નું શું કરવું એ વાત મેં અહીંયા બતાવ્યું પછી આગળ છે સત્ય સત્ય બોલવું સત્યનું પાલન કરવું સત્યનો પક્ષ લેવો ખોટું કામ ન કરવું અસત્યનું પાલન ન કરવું અસત્ય બોલવું નહીં ધર્મનું પાલન કરવું આપણું શાસ્ત્ર જે બતાવે છે એ કાર્યને કરવું એ સત્ય છે એમાં એક્ઝામ્પલ બધાને હરિશ્ચંદ્રની વાર્તા ખબર હશે કે એમણે પોતાનું જીવન સત્ય ઉપર ટકાવી રાખ્યું અને પોતાની બહુ ખરાબ પરિસ્થિતિ આવી ગઈ કે ભાઈ રાજામાંથી ચાંડાલ ને ત્યાં કામ કરવા જેવી કન્ડિશન આવી જાય કે ભાઈ તમે ચક્રવર્તી રાજા છો આખા દેશના રાજા છો એટલા તમે સુખી છો એટલું તમારી પાસે પાવર છે એ પોસ્ટ ઉપરથી તમને કોઈ નોકરી આપે તમે નોકરના જેવી કન્ડિશન તમારી થઈ જાય કે ખાવા પીવાના પણ ઠેકાણા ન હોય એવી કન્ડિશન આવી જાય તો પણ હરિશ્ચંદ્રએ પોતાના સત્યને ન છોડ્યું પોતાના ધર્મને ન છોડ્યું તો આ સત્ય છે કે હંમેશા સત્યનું પાલન કરવું આપણું શાસ્ત્ર જે ધર્મ બતાવે છે ધર્મને ક્યારે ન છોડવું આપણું જીવનમાં જે કંઈ પણ થાય એ સત્ય માટે આપણને ગમે એટલાનો ભોગ આપવો પડે તો આપવો પણ સત્યને ક્યારે પણ ન છોડવું પછીનું છે અક્રોધ મન પર કાબુ રાખવું ગુસ્સો ન કરવો એમાં એકનાથનું એક્ઝામ્પલ આવે છે કે એકનાથ એક સંત થયા એ સંતની સાથે એવું થયું કે એ ગંગાજીમાં સ્નાન કરવા માટે ગયા તો એક માણસ હતો કે જે લોકોને હેરાન કરવામાં જેને મજા આવતી કે લોકો ગુસ્સે થાય લોકોને કંટાળી જાય લોકો મારવા દોડે હેરાન થઈ જાય પરેશાન થઈ જાય ચીડાઈ જાય એવી બિહેવ કરવામાં એને મજા આવતી તો એકનાથ સ્નાન કરીને બારે આવ્યા ત્યાં જ ઓલા માણસે એના ઉપર ગંદુ કપડું ફેંકી દીધું એટલે હવે અપવિત્ર થઈ ગયા એકનાથ ફરી સ્નાન કરવા માટે ગયા પાછા સ્નાન કરીને બારે આવ્યા ત્યાં ઓલા માણસે ફરી એના પર કચરો ફેંકી દીધો પાછા એ નાવા માટે ગયા એવી રીતે સો વખત એકનાથને સ્નાન કરાવ્યું એ માણસે પછી એ માણસ પોતે કંટાળી ગયો કે ભાઈ આ ગુસ્સે કેમ નથી થતા અને કંટાળો કેમ નથી આવતો એકનાથ ને જઈને કીધું કે ભાઈ તમે કેવા સંત છો કે તમે ગુસ્સે નથી થતા તમને કંટાળો નથી આવતો મેં તમને આટલું હેરાન કર્યું સો સો વખત તમને નાવું પડ્યું તો પણ તમે ગુસ્સે કેમ નથી થતા ત્યારે એકનાથે એને એવું જવાબ કે ભાઈ રોજ તો હું એક વખત સ્નાન કરું છું પણ આજે તારા કારણે હું એકસો એક વખત મને ગંગામાં સ્નાન કરવા મળ્યું તો હું તારો પર ગુસ્સે કેમ થાઉં હું તો તારો આભાર પ્રકટ કરું ત્યારે ઓલા માણસ પોતે શાંત થઈ ગયો ને એને એકનાથની માફી માગી અને પછી એકનાથનો શિષ્ય બન્યો સમજવાની વાત એ છે કે આપણે કોઈ આપણને ગુસ્સો કરાવે કોઈ આપણને પરેશાન કરે તો એની વાતને જ આપણે રિએક્ટ ના કરીએ તો એ શાંત થઈ જાય પણ એની સામે આપણે રિએક્શન આપીએ તો પછી સામ સામે થવાનું એ જે લડાઈ છે કે યુદ્ધ છે એ ગુસ્સો છે એનો અંત જ ના આવે અને હંમેશા આપણું જ બુરું કરે આપણને જેના કારણે દુઃખ મળે એનાથી કંઈ ફાયદો ન થાય તો આ સામાન્ય ધર્મ છે જેના એક્ઝામ્પલ આપણા શાસ્ત્રમાં ઘણા બધા ભર્યા પડ્યા છે આ તો થોડા બહુ જે મને ધ્યાન આવ્યા એ મેં કીધા તો સમજવાની આ વાત છે કે આ સામાન્ય ધર્મો છે જેનું પાલન આપણે જીવનમાં કરવું જોઈએ મનુષ્ય માત્ર કરવું જોઈએ આપણે વૈષ્ણવ છીએ હિન્દુ છીએ વર્ણાશ્રમી છીએ સનાતની છીએ વૈદિક ધર્મનું પાલન જયારે આપણે કરીએ છીએ આપણા શાસ્ત્રમાં સામાન્ય ધર્મો જે બતાવવામાં આવ્યા છે એનું પાલન આપણે કરવું જોઈએ જે વર્ણાશ્રમ ધર્મો આગળ બતાડ્યા બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્રના કે બ્રહ્મચારી વાનપ્રસ્થ ગ્રસ્થ અને સંન્યાસીના એ બધા ધર્મોનું પાલન કેમ કે કલિકાલમાં શક્ય નથી તો પણ આપણા લેવલ ઉપર એનું પાલન આપણે કરવું જોઈએ અને કમસે કમ એ ભાવના તો રાખવી જ જોઈએ કે આ આપણો ધર્મ છે આપણો શાસ્ત્રે બતાવેલો ધર્મ છે તો કમસે કમ એનું રિસ્પેક્ટ તો આપણે હંમેશા જાળવીને રાખીએ અને એના વિરુદ્ધ આચરણ તો આપણે ક્યારે પણ ન જ કરીએ એ વાત અહીંયા બતાવવામાં આવી છે કે અધર્મથી બચવું જોઈએ મહાપ્રભુજી પણ આજ્ઞા કે છે કરે છે સર્વનિર્ણય પ્રકરણમાં સોરી સાધન પ્રકરણમાં કે ભાઈ અધર્મનું પાલન ન કરવું કેમ કે એનાથી કેમ કે આપણાથી કંઈ થતું તો નથી જ પણ ન કરવાનું પણ કરીએ તો પછી આપણી કન્ડિશન ક્યાં જાય ભગવાન જે જે આજ્ઞાઓ કે છે એટલું બધું પાલન આપણાથી થતું નથી જેટલી આજ્ઞાઓ શાસ્ત્ર બતાવે છે એટલું આપણાથી થતું નથી પણ શાસ્ત્ર વિરુદ્ધ કૃત્યમાં તો કમસે કમ આપણે ન જોડાઈએ એટલું તો આપણે સાવધાની રાખવી જોઈએ કે જે જે ચીજની આપણે શાસ્ત્ર ના પાડે છે જે કરવાનું કે છે એ તો થતું નથી પાછું જે ના પાડે છે એ ઓર આપણે કરીએ તો પછી આપણી ગતિ શું થાય આપણે વિચારી લેવું જોઈએ તો એ વાતની સમજવી કે અધર્મથી બચવું જે જે વાતની આપણા શાસ્ત્રે ના પાડી છે એ કાર્યોને ન કરવા ને જે શાસ્ત્ર કરવાનું આપણને કહે છે વૈષ્ણવ ધર્મના પાલન સાથે સાથે મહાપ્રભુજીના બતાવેલા સિદ્ધાંતોના પાલન કરતા કરતા શાસ્ત્રની બતાવેલી આજ્ઞાઓનું પણ ધીરે ધીરે આપણે પાલન કરીએ તો આપણું જીવનની કોઈ સારી ગતિ જાય આપણું જીવનમાં ઉદ્ધાર થાય એ વાતને આ ધર્મના ટોપિકમાં બતાવવામાં આવી તો વિશેષ ધર્મ અને સામાન્ય ધર્મ એ બંનેનું યથાશક્તિ પાલન કરવું અને અધર્મથી તો હંમેશા બચવું જ અધર્મનું પાલન ભૂલે ચૂકે પણ આપણાથી ન થઈ જાય એ વાતની સાવધાની રાખવી જોઈએ ઠીક છે બધાને સમજાયું તો હશે આ ટોપિકમાં કોઈને કંઈ પૂછવું છે આમાં જે આપણે નાના હોય અને કઈ થઈ જાય તો વાંધો નહીં એટલે એ બધી વસ્તુ શું છે કે કેટલીક વસ્તુ જયારે અજાણતા થઈ જાય તો એનો તો દોષ લાગતો નથી તેમાં બે વાત છે કે એક તો અપરાધ છે અને એક દોષ છે દોષ એને કહેવાય કે જેની ક્ષમા દઈ શકાય જેને માફી મળે અપરાધ એ છે કે જેની માફી ન મળે તમે જાણી જોઈને જાણતા સમજતા કોઈ કામ કરો તો એ અપરાધ છે ભૂલથી થઈ જાય તો એ દોષ છે તો દોષનું પ્રાયશ્ચિત પણ શાસ્ત્ર બતાવે છે ઘણી ચીજોમાં કે કેટલીક વસ્તુ થોડી સિરિયસ હોય તો એનું પ્રાયશ્ચિત કરી લેવું જોઈએ શાસ્ત્રમાં જે ભૂલ તમારાથી થઈ ગઈ હોય એને જોઈને એનું પ્રાયશ્ચિત કરી લેવું અપરાધ એ કેટેગરી છે કે જેનું ફળ નરક જ હોય એમાં તમને માફી ન મળી શકે એ જાતની જે ભૂલ હોય એ હવે બીજું કઈ છે કોઈને પૂછવું હા રાજા હા કોણ હા હું રૂહી બોલું રાજા હા રૂહી બોલ રાજા આમાં સત્યમાં આપણે એવું મતલબ સમજ્યા ને કે શાસ્ત્ર જે બતાવે એ ધર્મનું પાલન કરવું સત્યનો જ પક્ષ લેવો તો ક્યારેક એવી કન્ડિશન આવે કે ત્યારે આપણે સત્ય ના બોલી શકીએ અને ઘણી વખત એવું પણ સાંભળવામાં આવ્યું છે કે કોઈના ભલા માટે જો આપણે ખોટું બોલીએ તો એ ખોટું નથી હોતું તો એ એ સમયે એ કન્ડિશનમાં શું કરવું જો આમાં સમજવાની વાત એ છે કે એક તો સત્ય બોલવું અને બીજું સત્યનું આચરણ કરવું શાસ્ત્ર કે છે બંને કરવું જોઈએ સાચું બોલવું પણ અને સત્યનું પાલન પણ કરવું જોઈએ એના માટે અહીંયા એ બતાવવામાં આવ્યું કે જેમ કે તું કે છે કે ભાઈ એવો સમય હોય કે આપણે ખોટું બોલવું પડે કોઈને બચાવવા માટે તો આ તમે અસત્ય બોલ્યા તો છો પણ તમે આચરણ સત્યનું કર્યું છે તમે જે કામ કર્યું છે એને કોઈ ખોટું નહીં કે તમે બરોબર જ કર્યું છે તો એ બંને વાતોનું પાલન છે કેવલ સત્ય બોલવું એ જ નહીં પણ આ સત્યનું આચરણ પણ જરૂરી છે જેમ કે કોઈક વ્યક્તિ મરવા મરવાની એની કન્ડિશન આવી જાય કે ભાઈ એને બચાવવા માટે તમે ખોટું બોલ્યા છો તો શાસ્ત્ર કહે છે કે આમાં કંઈ ખોટું નથી કેમ કે તમે સત્ય બોલ્યા નથી પણ કમસે કમ સત્યનું આચરણ તો તમે કર્યું છે કેમ કે કોઈક એને બચાવીને તો તમે સારું કામ કર્યું છે પણ આપણે એ ટાઈમ જયારે કોઈકને બચાવવા માટે પણ આપણે એમ કરીએ કે ભાઈ સત્ય બોલવું જોઈએ કરીને સાચું બોલી જઈએ અને આપણા કારણે એ નિર્દોષ વ્યક્તિનું મૃત્યુ થાય તો એ સત્યનું આચરણ નથી એ પાછું અસત્યનું આચરણ છે ભલે બોલ્યા તમે સત્ય છો પણ એટ લાસ્ટ એનું જે રિઝલ્ટ છે એ અસત્યમાં આવે છે એટલે એને મહાપ્રભુજી જે રીતે સમજીએ કે તો ધર્મ અને અધર્મનું દર્શન કે ભાઈ તમે જે કામ કરશો એ કરવાથી રિઝલ્ટ ધર્મ આવે છે કે અધર્મ આવે છે એ ચેક કરીને અને પછી કામ કરવું જોઈએ અચ્છા તો રાજા અને એવી રીતે સમજી શકાય કે મહાભારતના યુદ્ધમાં જે યુધિષ્ઠિર કર્યું હતું નરોવા કુંજરોવા જેવું તો એ અર્ધ સત્ય પ્રકારનું સમજી શકાય અને હા એટલે એ બોલ્યા તો અસત્ય જ પણ એ રિઝલ્ટ એનું સત્યમાં આવ્યું એનું આચરણ સત્ય છે એટલે એમાં કઈ ખોટું નથી અચ્છા જી રાજા છે બીજું કોઈને કઈ પૂછવું છે આમાં સરસ ચલો તો બધા હવે ધર્મજ્ઞ થયા ધર્મને જાણનારા ચલો તો બધા સારી રીતે સમજ્યા હશો આ ટોપિક ને આમાં હજી પણ કોઈને કઈ ન સમજાયું હોય તો પૂછજો આપણે નેક્સ્ટ ક્લાસમાં એને ડિસ્કસ કરી લઈશું નહીં તો પછી આગળના ટોપિક ઉપર જશું મિતેશ સમજ આયા ના તુજે જી રાજા सब समझ आया जी राजा ठीक है चलो अच्छी बात है आ, राजा हाँ बोलो ब्रजेश भाई अच्छा एक आम पर धर्म भया અમે આ ગીતાજીમાં ભગવાને કીધું છે એ ભય ભયજનક કેવી રીતે થઈ શકે છે એનું ભયાવહ નો મતલબ અહીંયા એ છે ભય ડર નહીં પણ શ્યામ એટલે જે ભગવાન જે આજ્ઞા કરવા માંગે છે ત્યાં એ અર્થમાં કે ભાઈ પરધર્મ થી ડરવું જોઈએ તમારે કે ભાઈ આ કરવાથી પાપ થશે આ કર્મ કાર્ય કરવાથી રિઝલ્ટ ખોટું આવશે એટલે તમારે એવા કામથી ડરવું જોઈએ કામથી બચવું જોઈએ એમ જેમ કે આપણા માતા પિતા આપણને નાના હોઈએ તો કે ચોરી ન કરવી જોઈએ આપણને બીક લાગી જાય કે ભાઈ ચોરી કરશું તો તો રિઝલ્ટ સારું નહીં આવે એનાથી ખોટું થશે માતા પિતા આપણને ગુસ્સો કરશે મારશે આપણને તો એ ડરવાનો અર્થ અહીંયા એ છે કે ભયનું કારણ એટલા માટે બનવું જોઈએ કેમ કે એનું રિઝલ્ટ ખોટું આવે છે ઠીક છે બ્રિજેશભાઈ હેલો તમારી અવાજ નથી આવતી હા થોડુંક નેટવર્ક નો પ્રોબ્લેમ છે અચ્છા હા મતલબ સમજાયું ને હા સમજાઈ ગયું હા મતલબ ભયાવહ થી એ જ વાત કે આવા કામથી તમારે ડરવું જોઈએ આવું કરવાથી તમારે ડરવું જોઈએ જેમ કે સેવામાં આપણાથી કોઈ એવી ભૂલ થઈ જાય એટલે કે આપણે જેમ કે બધા મોટાઓ ઘરમાં સેવા હોય તો બચ્ચાઓને કે તમારે સાવધાન રહેવાનું તમારે ધ્યાન રાખવાનું ઠાકોરજીના ચરણ કરીએ ઠાકોરજીને પધરાવીએ ત્યારે ડરવાનો તમારે કે તકલીફ ન પડવી જોઈએ તો આપણને બીક લાગે કોઈ પણ કામ આપણે કરીએ ત્યારે આપણને સાવધાન થઈ જઈએ ડરના કારણે કે ભાઈ આપણે બચવું જોઈએ આનાથી આનું પરિણામ ખોટું આવે છે કે આનાથી રિઝલ્ટ સારું નથી આવતું તો રીતે બાળક ડરે કે આપણે માતા પિતા જેમ કે ધમકાવે એને કે ભાઈ સ્કૂલ થી સીધો ઘરે આવજે આડે અવડે ક્યાંય જતો નહીં કોઈ સ્કૂલમાંથી કોઈની વસ્તુ તારે અડવાની નહીં ચોરી કરવાની નહીં બીજાની પેન્સિલ ઘરે લાવવાની નહીં આપણે પોતાની વસ્તુ રાખવાની આ બધા ઇન્સ્ટ્રક્શન માતા પિતાએ આપ્યો તો બાળકને ડર લાગે કે એ હાથ એનો ઉપડે કોઈ ખોટું કામ કરતા તો પણ એની બીક રે કે ભાઈ મમ્મી પપ્પાએ ના પાડી છે ને ગુસ્સો કરશે હું આવું કરીશ તો એ બીક એ જાતની છે કે આગળ જઈને એવું પણ તો પોસિબલ છે સ્કૂલમાં તમે કર્યું ઘરે માતા પિતાએ થોડી જોયું છે કે તમે સ્કૂલમાં શું કરીને આવ્યા છો કે ભાઈ ક્લાસ તમે બંક કરી દીધા ફોર્થ ક્લાસ છોડીને તમે ચાર પીરિયડ ફરીને અને એક વાગે ઘરે આવી જાઓ માતા પિતા થોડી જોવા જવાના છે તમે ક્યાં ગયા હતા કે તમે શું કર્યું પણ બાળકને એની બીક હોય કે ભાઈ માતા પિતાએ મને ના પાડી છે તો મને એમનાથી બચવું જોઈએ ગુસ્સો કરશે કેમ કે એનું રિઝલ્ટ સારું નહીં આવે એ અર્થમાં ભગવાન ત્યાં કહે છે કે પરધર્મ થી બચવું જોઈએ કેમ કે અંતમાં એનું રિઝલ્ટ સારું નથી આવતું એટલે નથી ડરવું જોઈએ કાર્ય કરવાથી ઠીક છે હજી પણ આમાં કોઈને કંઈ રહી ગયું હોય પૂછવું હોય તો નેક્સ્ટ ક્લાસમાં ડિસ્કસ કરશું નહીં તો હવે નેક્સ્ટ ક્લાસ તો કદાચ આપણું પ્રવેશિકાનું અહીંયા અધ્યયન સંપન્ન થઈ જશે ઠીક છે તો આજનો ક્લાસ અહીંયા રાખીએ હજી પણ ધર્મના ટોપિકને જોઈ લેજો સારી રીતે ન સમજાયું હોય તો ફરી એ ટોપિકને આપણે ડિસ્કસ કરશું ઠીક છે તો આજે અહીંયા રાખીએ મહારાજ જય શ્રી કૃષ્ણ